પરિવારથી વચનામૃત ગ્રંથ પૂરો થઈ ગયો છે વચનામૃતની હવે કથાનો પ્રારંભ એકડે એકથી કરવાનો છે વચનામૃત પહેલું વાંચીએ એ પહેલા વચનામૃત વિચે વિશે થોડું વિચારી લીધું હોય તો વધારે સારું રહે વચનામૃત શું છે એ લગભગ બધા જાણતા હોય છે છતાં પણ કંઈક સમજવા જેવું વિચારી શકાય છે સાદી રીતે આપણે જાણીએ છીએ કે વચનામૃત છે એ શ્રીજી મહારાજની વાણી છે ભગવાન સ્વામિનારાયણે જે ઉપદેશ આપ્યો એનો સંગ્રહ એનું નામ વચનામૃત છે ભગવાનની અને મહાપુરુષોની વાણી એ આપણા માટે ખૂબ જ મોટી મૂડી છે ભગવાનને માર્ગે ચાલવા વાળાને તો ધર્મ ગ્રંથ વગર ચાલે જ નહીં તો ભગવાનની વાણી અને સંતોની વાણી પરમાત્માની વાણી અને સંતોની વાણી બે પ્રકારની વાણી આપણી પાસે છે એટલે કે આપણી સંસ્કૃતિ પાસે છે પરમાત્માની વાણી રૂપે એક તો સૌ પ્રથમ આપણી પાસે વેદ છે ભારતીય સંસ્કૃતિ પાસે પરમાત્માની વાણી રૂપે વેદ છે જે પરમાત્માની સાક્ષાત વાણી છે એને વિશે વિચાર કરતા એમ લાગે કે એ વેદ સૌ પ્રથમ તો ભગવાને બ્રહ્માને સંભળાવ્યા છે બીજા કોઈને સંભળાવ્યા નથી વેદના પ્રથમ શ્રોતા એ બ્રહ્માજી છે બ્રહ્માજીએ ભગવાનથી વેદ શ્રવણ કરીને ધારણ કર્યા ધારણ કરેલી ભગવાનની વાણી બ્રહ્માજીએ ઋષિઓ પાસે પહોંચાડી અને ઋષિઓ દ્વારા પછી એ વેદ એટલે કે પરમાત્માની વાણી એ બ્રાહ્મણો પાસે આવી ભગવાન પાસેથી બ્રહ્માજી પાસે બ્રહ્માજી પાસેથી ઋષિઓ પાસે ઋષિઓ પાસેથી બ્રાહ્મણો પાસે આવી પણ બ્રાહ્મણો પછી વેદ લગભગ ત્યાં એમની પાસે અટકી ગયા એ સ્વતંત્ર રીતે બ્રાહ્મણો પાસે જ રખાઈ ગયા એટલે મોટે ભાગે આજે આપણે બધા હિન્દુ કહેવાય છીએ પણ કોઈને પૂછીએ કે તમે વેદને વાંચાતો નથી પણ વેદનું પુસ્તક જોયું છે વેદ ગ્રંથનું પુસ્તક જોયું છે એટલા પણ આપણા હિન્દુ સમાજમાં કેટલા મળે આપણે કહીએ છીએ કે આપણા માટે વેદ એ સર્વસ્વ છે વેદની કોઈ ટીકા કરે તો બાયો ચડાવવા જાય પણ વેદનું દર્શન એ કેટલાય કર્યું છે એટલે વેદ અને ઉપનિષદનું જેને શ્રવણ નથી કર્યું એને હકીકતે ઘણા લોકો એમ કહે છે કે એને હિન્દુ જ ન કહેવો જોઈએ કારણ કે મૂળ ગ્રંથોથી તો બહુ દૂર નીકળી ગયા છે અને એક જ આપણે એવા છે કે હિન્દુ હિન્દુ કહે છે વેદને માનીએ છીએ એવું કહે છે અને છતાંય વેદનું દર્શન નથી એનું પૂઠું ક્યાં રંગનું છે એ ખબર નથી અને વેદ અમારા એમ કહે છે જેવી રીતે મુસ્લિમોને માટે વેદ રૂપિયાનું કુરાન છે તો બધાની પાસે છે ઈસાઈઓને માટે બાઇબલ છે તો એ એના માટે સર્વપ્રથમ ને સર્વસ્વ ગ્રંથ છે તો બધાની પાસે બાઇબલ છે પણ વેદ કંઈ બધાની પાસે નથી એટલે બ્રાહ્મણો પાસે આવ્યા પછી વેદ અટક્યા એટલે ભગવાનની જે વાણી છે એને સાક્ષાત હવે તો આપણે બ્રાહ્મણો પાસેથી જે કંઈ સાંભળીએ તો બ્રાહ્મણો પછી પોતાનું શું ભેળવે છે એ કંઈ ખબર પડતી નથી કારણ કે એવું ઘણું બધું થાય છે ને થયું છે તો પરમાત્માની વાણીના રૂપમાં આપણી પાસે એક વેદ જે વેદ તો ભગવાન અવ્યક્ત રૂપે એટલે દિવ્ય રૂપે જે પોતાના દિવ્ય તખતમાં બિરાજિત છે ત્યાંથી નિઃસૃત થયેલી આ વાણી છે એ વેદ છે બીજી પરમાત્માની વાણી આપણી પાસે છે એ ગીતા છે જે ભગવાને પૃથ્વી ઉપર એ પરાત્પર નારાયણે અવતાર ધારણ કર્યો અને જે એમણે ઉપદેશ અર્જુનને માધ્યમ બનાવીને કહ્યો એનો જે સંગ્રહ થયો એનું નામ શ્રીમદ ભગવદ્ ગીતા ગીતા ઘણી છે એટલે આ એક ગીતા કે જે શ્રી કૃષ્ણ અર્જુનની સંવાદથી રચાયેલી છે એ શ્રીમદ ભગવદ્ ગીતા બાકી અષ્ટાવક્ર ગીતા અધ્યાત્મ ગીતા પારાશર ગીતા ઘણી ગીતા છે શ્રીમદ ભગવદ્ ગીતા એ ભગવાનની વાણી છે તો એ શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાનની વાણી છે તેના કેટલા શ્લોક છે એ કેટલાને ખબર હશે આપણી બધાની કેટલી બધી ભાવના છે તો એના કેટલા શ્લોક છે એ ખબર નથી તો શ્રીમદ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાય છે સાતસો શ્લોક છે પણ સવાલ એ થાય છે કે આ શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાને કોને કહી અર્જુનને સંભળાવી એટલે અર્જુનને ઉપદેશ આપ્યો ક્યાં આપ્યો કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં આપ્યો કે જ્યારે બરાબર લગભગ શંખ ફૂંકાઈ જવાની તૈયારીમાં જ છે એ વખતે ફૂંકાઈ ગયા છે એમ જ કહો એ વખતે હવે શસ્ત્ર સંપાદ શરૂ થઈ જવાને ક્ષણ નિવાર છે ઘમસાણ યુદ્ધ સેંકડો માથાઓ ફૂટબોલના દડાની જેમ કુરુક્ષેત્રના મેદાન ઉપર રમવા માંડવાના છે એવી પળ ઉપર અઢાર અક્ષરની સેના ઉભી છે એક બાજુ અગિયાર એક બાજુ સાત એ વખતે અર્જુન એમ કે છે કે મહારાજ જરા મને રથ વચ્ચે લઈ લ્યો બે સેનાની વચ્ચે મારે જોઈ લેવું છે કે સામે પક્ષે મારી સામે કોણ કોણ લડવા આવ્યા છે મતલબ કે એટલી શુરીરતા બતાવી કે કોણ માઈના પુત છે એની માનું દૂધ કોણ ધાવા છે કે કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે એ મારે જોવા છે જો કે અત્યારે હવે હવા શેર ખૂંટ કોઈ બૈરા ખાઈ નહીં શકતા હોય તો એ કોણ કોણ છે એને મારે જોઈ લેવા છે આટલી એક સિંહ ગર્જનાથી અર્જુને કહ્યું ભગવાને રથ બે સેનાની મધ્યમાં લીધો અને આખું દ્રશ્ય પલટાઈ ગયું તમે જાણો છો એ રીતે અર્જુન ઢીલો પડી ગયો કે મહારાજ હવે મારે નથી લડવું ગાંડી નીચે મૂકી દીધું ધ્રુજવા માંડ્યું અને ભગવાનને પગે પડી ગયો મારે લડવું જ નથી ભગવાન કે આ તને શું થયું અત્યારે તો કે મહારાજ આ બધા મારા જ છે મારા ભાઈઓ છે મારા સંબંધીઓ છે પિતામહ છે અરે રે ગુરુ છે આમાં તો મારા દીકરાઓ છે બધા કુટુંબીઓ છે મામાઓ છે તો આ બધાને મારીને મારે પૃથ્વીને શું કરવી છે પૃથ્વીનું રાજ્ય મળે અરે ત્રિલોકનું રાજ મળે તો ગુરુ પિતામહોને એને હણી અને મારે શું ભોગ ભોગવવા છે મારે લડવું નથી બસ મારે સંન્યાસી થઈ જવું છે સાધુ થવું છે મને જવા દો હું ભીખ માગીને મારું પેટ ભરી લઈશ પણ મારે આ હિંસા કરવી નથી હિંસામાં મહાપાપ કે પોતાના જ પરિવારના સભ્યોને મારવા એમાં ગુરુની હત્યા કરવી જે દ્રોણની પાસે હું વિદ્યા ભણ્યો જે પિતામહના ખોળામાં ઉછરી મોટો થયો એને જ મારી નાખવાના એટલે હું નહીં લડું ઘણા લોકો કહે છે કે અર્જુન ખૂબ કાયર થઈ ગયો પણ મને થોડો અહીંયા એવો વિચાર કરતા એવું સૂજી આવ્યું કે અર્જુન કાયર થઈ ગયો હોય તો એવું કેમ બોલે કે આ બધાને મારે મારી જ નાખવાના એને વિશ્વાસ હશે ને કે આમાંથી કોઈ બચવાનો તો નથી જ મારે નહીં મારી નાખવાના દાદા નહીં મારી નાખવાના આ ભીષ્મ ભલે પણ એને મારે મારી જ નાખવાના આ ભાઈઓ છે દુર્યોધન આદિક પુત્રો છે સંબંધીઓ છે એ બધાને મારે મારી જ નાખવાના ને હું મરી જઈશ એવો અર્જુન નથી બોલ્યો કે મહારાજ ઓહો આ તો બધા આપણા જ છે ને એમાં યોદ્ધાઓ છે નહીતર હું લડાઈ કરીશ તો હું ગુજરી જઈશ મારે નથી લડવું એવો અર્જુન નથી બોલ્યો પણ મહારાજ આ તો મારા છે અને એમાં જેની પાસેથી વિદ્યા ભણ્યો એવા ગુરુ છે અને ભીષ્મ પિતામહ છે એ બધાને મારીને મારે શું કરવું છે મતલબ કે હું બધાને મારી નાખું યુદ્ધ થાય તો પણ મારે હવે યુદ્ધ એટલે જ નથી કરવું કે આમાં મારા હાથમાંથી કોઈ નહીં બચે અને મહાપાપ થશે બસ હવે હું જાઉં મને રજા આપો ત્યારે ભગવાને અર્જુનને સંબોધીને એમ કહ્યું તને અર્જુન અત્યારે ક સમયે આવો બધો નિર્બળતાનો ભાવ ક્યાંથી પ્રગટ્યો અને પછી અર્જુનને ઉપદેશ આપ્યો એ જે ઉપદેશ આપ્યો એ ઉપદેશનું નામ શ્રીમદ ભગવદ્ ગીતા હવે તમે વિચાર એ કરો કે સાતસો શ્લોક આપણે અત્યારે વાંચવા હોય તો પણ દોઢથી બે કલાક લાગે તો એવડો મોટો ઉપદેશ બે યુદ્ધ જ્યાં બે સેનાઓ જ્યાં લડવા તૈયાર થઈ ગઈ છે એની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન એ રથના કાગવા ઉપર બેઠા બેઠા દોઢ બે કલાક ચર્ચા કરે એ શું વ્યાજબી લાગે છે આવા પ્રસંગે અને કદાચ એ પ્રસંગ એ વાતચીતમાં સમય લે તો શું સામા પક્ષવાળા જ્યાં શંખ ફૂંકાઈ ગયા છે એ કોઈ આટલો સમય આપે ખરા લગ્ન મંડપમાં ગોર મહારાજ બધું લઈને તૈયાર થઈને બેઠો હોય ને પછી તમે ટીવીની સિરિયલ જોવા બેસી જાઓ એ તમને ગોર મહારાજ બેસવા દે તો આ તો યુદ્ધનો મામલો છે એમાં આટલો મોટો ઉપદેશ આપવો એ કઠિન છે બુદ્ધિમાં ઉતરે એવું લાગતું નથી અને એટલે સ્વીકાર્ય છે કે ભગવાને આવડો મોટો ઉપદેશ નથી આપ્યો પણ ભગવાને અર્જુનને એમ કહ્યું ભલા માણસ તું આનાથી પાપ માને છે તારું કર્તવ્ય છે એટલે પાપ નથી અને તું એમ માને છે કે હું મારી નાખું છું જોઈ લે આ મારું વિશ્વરૂપ આ બધા મરેલા છે આ તો મેં તને નિમિત્ત બનાવ્યો છે માટે જસ લઈ લે હે સવ્ય સાચીન બંને હાથે ધનુષ ચલાવનારા યોદ્ધા તારી જેવો ભારત વર્ષમાં બે હાથે ધનુષ ચલાવે એવો કોઈ નથી મને તારા ઉપર વિશ્વાસ છે મારા ઉપર વિશ્વાસ મૂકી દે અને તું ગમે તેટલું પાપ કરીશ તો તને એક અંશ પણ પાપ નહીં અડે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપે ભ્યો મોક્ષિષ્યામી માં સુચ તને પાપની બીક છે ને પાપ તને અડશે જ નહીં આ બધા મરેલા જ છે બધું જ કરતા સંહરતા હું જ છું માટે ચાલ બેઠો થઈ જાય ત્યાં ટાઈમ બગાડાય નહીં અને અર્જુને એ જ ક્ષણે આ વિશ્વરૂપ જોયું અને ભગવાનની આ વાણી જોઈ અર્જુન બેઠો થયો ગાંડીની પણછ ખેંચી અને ત્રિલોકીમાં એક ઝંકાર વ્યાપી ગયો આ પ્રસંગ કઈ તો આટલું જ હોવું જોઈએ અને એ બુદ્ધિગમ્ય છે બીજી બાબત એ છે કે બધા અધ્યાયનું અધ્યયન કરતા કરતા અર્જુનને તો ફક્ત ભગવાને એટલો જ તૈયાર કરવાનો છે ને કે તારે યુદ્ધમાંથી ભાગી નથી જવાનું તારે લડવાનું જ છે તો પછી હવે ત્યાં એવી ઘણી બાબતો ભગવાને ગીતામાં કહી કે યજ્ઞના આટલા પ્રકાર છે આહારના આટલા પ્રકાર છે આવી રીતનો સત્વગુણ છે આવી રીતનો રજોગુણ છે આવી રીતનો તમો ગુણ છે હું આમાં આમાં રહ્યો છું હું આમાં આમાં રહ્યો છું આવી બધી લાંબી લચક ચર્ચા યુદ્ધના મેદાનમાં આ કરવાની જરૂર નથી ઉપદેશ જોતા પણ એમ લાગે કે આ એને સંભળાવવાની જરૂર નથી પેટમાં સખત દુખતું હોય ડોક્ટર પાસે કોઈ દર્દી જાય અને પ્રાણ તડફડતો હોય એ વખતે ડોક્ટર એને દવા આપવી જોઈએ આશ્વાસન આપવું જોઈએ એને બદલે એમ કે અત્યારે આટલા ભારતના આટલા રનનો સ્કોર થયો છે તો એને સાંભળવા દર્દી ત્યાં સભાન ન હોય જેને જે જરૂર હોય આપણને જ કકડીને ભૂખ લાગી હોય અને ખાલી થાળી આગળ મૂકીને પછી કે વચનામૃતમાં આમ કીધું છે શિક્ષાપત્રીમાં આમ કીધું છે અરે વેદમાં આમ કીધું છે એમ દોઢ કલાક કોઈ આપણી આગળ પ્રવચન કરે તો આપણે શું કે પેલા રોટલી ખીચડી ને શાક દે એમાં જે કીધું હોય પછી રાખશું એટલે ઉપદેશને જોતા પણ લાગે કે આટલો ઉપદેશ યુદ્ધના મેદાનમાં ન કીધો હોય આમાં નાસ્તિક થઈ જવાનો સવાલ નથી પણ આપણી સંસ્કૃતિમાં જે શાસ્ત્રોની રચના છે એ મગજમાં હોવી જોઈએ અને એ ઘણાને નથી સમજાતું એટલે ક્યારેક આવા વિધાનો વાંચે તો એમ કે ફલાણા વ્યક્તિ નાસ્તિક છે અને ગીતામાં શ્રદ્ધા ક્યાં છે ફલાણી વ્યક્તિ વેદમાં અશ્રદ્ધા કરે છે પણ તમે શાસ્ત્રોનું આખું બધું ફોર્મ એટલે કે સ્વરૂપ જુઓ તો રચનાઓ એને મગજમાં રાખવી જોઈએ અમુક આપણી કથાઓમાં કાગડો બોલ્યો સિંહ બોલ્યો એ બોલે નહીં આજે નથી બોલતા તો તે બી ક્યાંથી બોલતા હોય આટલા વિજ્ઞાન ભર્યા યુગમાં નથી બોલતા તો ત્યારે ક્યાંથી બોલતા હોય પણ એના દ્વારા જે કહેવું છે એ સાચું છે બાકી કાગડો બોલ્યો કે ન બોલ્યો હોય એ સમજે એના મામા સમજે આપણે શું લેવા દેવા એટલે શાસ્ત્રની રીત સમજવી પડે તો શ્રીમદ ભગવદ્ ગીતા રૂપે આપણી પાસે પૃથ્વી ઉપર થયેલા ભગવાનની અવતારની સાક્ષાત વાણી છે એમાં આપણે સ્વીકારીએ છીએ પણ એ વાણીને તો વેદ વ્યાસજીએ ગીતાના રૂપમાં મૂકી છે હા જરૂર એમને જે કહેવું હતું એટલે કે મતલબ કે ભગવાન શ્રી કૃષ્ણને સમાજને જે સંદેશ આપવો હતો એ તમામ સંદેશ વેદ વ્યાસજીએ એ ગીતાના રૂપમાં આ સમાજ આગળ મૂકી દીધું રચના કોની છે વેદ વ્યાસજીની અર્જુન અને શ્રી કૃષ્ણજીના સંવાદ રૂપે છે તો આ એક ભગવાનની બીજી વાણી એક વેદ બીજી ગીતા ત્યાર પછી ભગવાન રામના વિશે જોઈએ તો એમની આવી સીધી વાણી કોઈ ગ્રંથમાં આપણને મળતી નથી હા વાલ્મીકી રામાયણ તમે લ્યો તો એમાં પણ વાલ્મીકી જે ગ્રંથ રચ્યો પણ રામે એ સમયે જે સમયે તે સમયે શું કહ્યું એવું ને એવું એઝ ઇટ ઇઝ લખાયું હોય એવું વાલ્મીકી રામાયણમાંથી પણ ન મળે તો તુલસીદાસજીની જે રામાયણ હોય તો ભલે રામને જે કહેવું છે એ તુલસીદાસજી જરૂર બતાવે પણ રામ ક્યારે થયા અને તુલસીદાસજી ક્યારે થયા ફાંસલો ઘણો પડે છે છતાં સીધી વાણી સંગ્રહિત થઈ છે એમ આપણે ન કહી શકીએ જો કે ભલે બધા ભગવાનના અવતારોની જે તે વાણી છે વેદ વાણી કહો તો સીધી લખાયેલી નથી એ બ્રહ્મા દ્વારા લખાયેલી છે બ્રહ્માએ લખી છે એટલે વચ્ચે મીડિયા તો દરેક ગ્રંથોમાં છે આપણે ગમે તેટલું કહીએ કે ભગવાનની સિદ્ધિ વાણી છે છતાં વચ્ચે મીડિયા તો છે જ વેદમાં બ્રહ્માજી છે ગીતામાં વ્યાસજી છે તો એવી જ રીતે માનો કે તમે શિક્ષાપત્રી લેવા જાઓ તો પણ વચ્ચે સંતો ને શતાનંદ મુનિ તો છે જ મહારાજે પોતે લખી છે એમ આપણે કહીએ છીએ મતલબ એમણે લખાવી છે પણ પોતે જ કલમ ઉપાડી નથી લખાવી છે હવે પોતે કલમ નથી ઉપાડી એવું બધા ગ્રંથોમાં છે પણ પોતે ઉપર રહીને લખાવી છે એવી આપણી પાસે એક વિશિષ્ટતા છે તો ગીતા જેમ વ્યાસજીએ લખી વેદ જેમ બ્રહ્માએ વહાવ્યા તો પછી આપણી પાસે રામ અવતારની કોઈ એવી સીધી વાણી સંગૃહિત થયેલી ન મળી તેમ બીજા અવતારોની તો કોઈ મળતી નથી એવી રીતે તો પછી એક ભગવાન સ્વામિનારાયણની વાણી છે જે આજે આપણી પાસે છે સમાજ પાસે છે અને એ વાણીનું નામ છે વચનામૃત જરા બોલવું જ્યારે જ્યારે આપણે કીધું છે ને એ પ્રમાણે અસાવધાન શ્રોતાની આગળ બોલવું એ પણ એક મોટામાં મોટો દોષ હોય છે તો એ સીધી વાણી સંગ્રહાયેલી છે એનું નામ છે વચનામૃત છે વચનામૃત મહારાજ બોલ્યા વચન રૂપી અમૃત એનું નામ જ વચનામૃત જે વચનો બોલ્યા વચન જે અમૃત વહાવ્યું એને સંતોએ લખી લીધું એ સમયે લખી લીધા પછી એમણે યથા વ્યવસ્થિત કરી અને એમણે ગ્રંથબદ્ધ કરી એ જે વાણીને લખી ક્યાંથી છૂટી ગયું તો ના પછી એ જે વાણી છે એને ખુદ ભગવાને પાછું પ્રૂફ કર્યું એ વચનામૃતને એમણે તપાસી જોયા કે તમે વ્યવસ્થિત રીતે જે મૂકવા જેવું છે એ મૂક્યું છે ને મારી વાણીમાં ફેરફાર કરી નાખ્યો નથી ને આવી રીતે પોતાની વાણી ભલે બીજાએ લખી અને એને ગ્રંથબદ્ધ કરી પણ એનું પ્રૂફ રીડિંગ કર્યું હોય એવી તો આ એક જ વાણી છે કે ભગવાને પોતે એને રીડિંગ કર્યું ના બરાબર છે ઓકે આ બરાબર છે અને એ વચનામૃતમાં જ આવે છે મહારાજે વચનામૃતનું પુસ્તક એમની પાસે આવ્યું અને એમણે તપાસ્યું રાજી થયા એટલે વચનામૃતની અંદર જ પાછું એનું પ્રૂફ છે એટલે કે સાબિતી છે આવી આ દિવ્ય વાણી છે જે એક આ ભગવાનના અવતારની અદ્ભુત રીતે સંગ્રહાયેલી સંગ્રહાયેલી વાણી છે અને એ વાણી ગુજરાતીમાં છે પાછી ન તો કોઈ સંસ્કૃતમાં છે ન કોઈ હિન્દીમાં છે કે ન કોઈ કાવ્યમાં છે બિલકુલ આપણે જેમ કોઈની લેટર લખતા હોય એવી ગદ્યના રૂપમાં આપણી પાસે સીધી સરળ અને એમાંય કાઠિયાવાડી ભાષામાં છે એટલે સૌથી વધારે માનનું પાન સ્થાન એ કાઠિયાવાડી ભાષા લઈ જાય છે જેને શ્રીજી મહારાજ ત્રીસ ત્રીસ વર્ષ સુધી બોલતા રહ્યા છે તો એવો આ અદભુત વચનામૃત ગ્રંથ છે બીજું તો શ્રીજી મહારાજ બોલતા રહ્યા સંતો લખતા રહ્યા અને એ લખાયેલા જે વચનામૃતો છે એને આ ગ્રંથના સ્વરૂપમાં મૂકવામાં ચાર સંતોનો ફાળો છે એક મુક્તાનંદ સ્વામી બીજા ગોપાલાનંદ સ્વામી ત્રીજા નિત્યાનંદ સ્વામી ચોથા શુકાનંદ સ્વામી આ ચાર સંતોનો ફાળો વચનામૃતને વચનામૃત ગ્રંથ રૂપે મૂકવામાં છે અને ચારે સંતોએ જ પુરુષાર્થ કરી અને આ વચનામૃતને નિબદ્ધ કર્યું છે અમદાવાદ દેશમાં બ્રહ્માનંદ સ્વામીનું પાંચમું નામ ભાવથી મુકાય છે આપણને ગમે એમાં કોઈ વાંધો નથી પણ મૂળ જે સત્સંગી જીવનમાં નોંધ નોંધ ટકાયેલી છે પાંચમા પ્રકરણમાં એમાં તપાસો તો એમાં જોતા પછી વચનામૃતની પાછળ જે સંસ્કૃત શ્લોકો હરિવાક્ય સુધા સિંધુના મુકાયા હોય તો એમાં જુઓ તો પહેલો શ્લોક છે એમાં ચાર જ સદગુરુની ગણના છે કે આ ચાર સદગુરુઓએ આ વચનામૃતને ગ્રંથ રૂપમાં મૂક્યું છે અમદાવાદ દેશમાંથી પાંચમા સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનું નામ મુકાયું પણ પછી એમણે જે વચનામૃત છાપ્યું એમાં આ ઉમેરો કર્યો પણ પાછળ જે મૂળ શ્લોકો મૂકવાના હોય એમને સંસ્કૃતમાં મુકાઈ ગયા એટલે પાછું એમનું પ્રૂફ લાગલું ખોટું પડી ગયું કારણ કે સંસ્કૃત શ્લોકો એમને મુકાઈ ગયા એટલે એમાં તો ચારની જ ગણના છે પાંચમું તો હતું નહીં એવું જે અમદાવાદ દેશમાંથી સુધારો વધારો થયો એ બે બાબતમાં એ ભૂલ ખાઈ ગયા મતલબ કે માર ખાઈ ગયા પાંચમા સદગુરુને મૂક્યા તો મૂળ શ્લોકો મૂક્યા એમાં એ નામ નીકળી ગયું હતું જ નહીં તો આવે ક્યાંથી બીજું વચનામૃત બસો બાસઠનું મૂળ સ્વરૂપ છે જે પણ સત્સંગ જીવન પ્રકરણ પાંચમાં લખાયેલું છે તો બસો બાસઠનું વચનામૃત અમદાવાદ દેશમાં બસો ને તોતેર રૂપમાં થયું હવે વચનામૃત બસો ને તોતેર કરી નાખ્યું ગામ નામ ઠામ સહિત પાછા મૂળ સંસ્કૃતના શ્લોકો મૂક્યા એમાં તો બસો ને સંખ્યા સતાનંદ મુએ લખેલી છે એ આબદ્ધ થયેલ છે હરિવાક્ય સુધા સિંધુની એટલે એમાં બસો તોતેરનો આંકડો પાછો મળ્યો નહીં એટલે ત્યાંય પાછું ખોટું પડી ગયું તો કોઈને એમ થાય કે ભાઈ આટલા મૂક્યા તો એમાં ખોટું શું છે ભગવાનની જ વાણી છે ને બ્રહ્માનંદ સ્વામી આપણા જ છે એમાં ક્યાં ના છે પણ વિશિષ્ટ રીતે થોડું એ જોઈએ કે ચાર સદગુરુ સંતો છે એની ચારેયની રૂચિની પ્રવૃત્તિ વચનામૃત ગ્રંથ માટે પર્યાપ્ત છે યોગની વાત જેટલી આવે એને જેટલી ગોપાળાનંદ સ્વામી સમજી શકે સૂક્ષ્મતાથી એવા બીજા ત્રણ સદગુરો સુકાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી એ અષ્ટાંગ યોગની સૂક્ષ્મ વાતોને ન સમજી શકે કારણ કે આ યોગી છે અને અષ્ટાંગ યોગને માર્ગેથી આગળ ગયા છે એટલે જે કાંઈ વાત શાસ્ત્ર યોગ શાસ્ત્રની સંબંધિત વાત આવે તો એ વાતને યથાર્થ ગોપાલનંદ સ્વામી સમજી શકે અને જ્યારે કંઈ લખવું હોય ત્યારે વક્તા હોય એની વાતને સમજાય તો લખી શકાય નહીતર લખવું શું લખવું એ પણ સામાન્ય સમજતા હોઈએ અને એ વિષયને સમજતા હોઈએ તો આપણે લખી શકીએ અત્યારે તમે અહીંયા બેઠા છો અને નાની પાલખીવાળા આવીને અર્થશાસ્ત્ર અને આપણા રાજ્યના બજેટ ઉપર પ્રવચન આપે તમે એમાં શું લખો નોંધ શું ટાંકો અર્વ ખરવાના આંકડાઓમાં તમે શું લખો તમને શું ખ્યાલ આવે આયાત નિકાસના આંકડા આપે તમે શું કરો બોઘાન જેમ જોઈએ જ રહ્યો ને પણ એ લગતા જો પત્રકારો બેઠા હોય તો એનો એ પણ દાણો જવા ન દે કારણ કે એમાં સમજે છે વિદેશી ઊંડિયામણ શું છે આયાત શું છે નિકાસ શું છે અર્થતંત્ર શું છે એ તો એ લોકો જ જાણે એટલે કઈ દરેક વ્યક્તિ બધું જાણતી ન હોય તો ગોપાલાનંદ સ્વામી યોગની જે વાત સમજે એવી તો ત્રણ સાથેના સંતો પણ એટલી સૂક્ષ્મ ન સમજે તો એ કામ પૂરું થયું નિત્યાનંદ સ્વામી જેટલું વેદાંતમાં સમજે એટલું આ બીજા ત્રણ સંતો પણ ન સમજી શકે ન સમજી શકે ની પાછળ ભાવુકતામાં કોઈ એમ ન કે આ સંતોને અજ્ઞાની ઠેરાવે છે આ દેશના ખોપડા બહુ જુદા છે પાછા અર્થનો અનર્થ કરવા માટે અમદાવાદ દેશ બહુ પ્રસિદ્ધ છે પણ જે રીતમાં એ વેદાંતને સમજે નિત્યાનંદ સ્વામી એ રીતમાં કારણ કે એમનો દીપ અભ્યાસ છે અને એની મુખ્ય રૂચિ અને મુખ્ય વૃત્તિ છે તો વેદાંતમાં જે નિત્યાનંદ સ્વામી સમજી શકે એ ગોપાળાનંદ સ્વામીને પણ ન ખબર પડે એને જો કંઈક જાણવું હોય એવું ઝીણું તો એમને નિત્યાનંદ સ્વામીને પૂછે તો તરત બીજેથી એ બતાવીને કહી દે આમાં આમ કયું છે બરાબર છે તો મુક્તાનંદ સ્વામી પાસે જે શરણાગતિ છે દાસભાવ છે ભક્તિભાવ છે પ્રેમભાવ છે હૃદય ભીનું છે એવી જે એમની પાસે ભક્તિ ભાવનાની દાસત્વની શરણાગતિની જે મૂડી છે એ મૂડી તો પાછી આ બીજા સંતો પાસેથી એટલી સૂક્ષ્મતામાં ન મળે કે જે રીતે મુક્તાનંદ સ્વામી સત્સંગની માં થઈ અને વહન કરતા હોય અને ભક્તિ પ્રેમ દાસત્વ શરણાગતિ એ જે રીતે જીવતા હોય એની જે અનુભવતા હોય એ બીજા ત્રણમાં ન મળે તો શુકાનંદ સ્વામી પાસે એક વિશિષ્ટતા છે શ્રીજી મહારાજને જે લખવું છે અને લખ્યા પછી કેટલું કઢાવી નાખવું જોઈએ દેશ વિદેશમાં કાગળ મોકલીએ તો એમાંથી કેટલાનો અર્થ અનર્થ થાય તો કેટલું કાઢી નાખવું જોઈએ એ મહારાજ કેવી રીતે રૂચિ વર્તે છે અને વર્તાવે છે એવું જે લેખક તરીકેનું પાસું સુકાનંદ સ્વામીનું મજબૂત છે એ ઈશારો કરે ત્યાં સમજી જાય કે આટલી જ વસ્તુ લખાય આટલી વસ્તુ કહે તોય ન લખાય એ લેખક તરીકે સંપૂર્ણપણે કામયાબ છે શ્રીજી મહારાજનું જે મન ચાલે એમ સુકાનંદ સ્વામીની કલમ ચાલે એટલે એ એક લેખક તરીકે પર્યાપ્ત છે એટલે ચાર સદગુરુઓનું તમામ શાસ્ત્રોની રીતે ભક્તિભાવથી જ્ઞાનની દ્રષ્ટિએ યોગની દ્રષ્ટિએ એ ચાર સદગુરુઓ એટલા બધા પર્યાપ્ત છે કે એમણે આ કામમાં કોઈ અધૂરપ રાખી નથી એટલે તો ખુદ ગોપાળાનંદ સ્વામીએ એમ સોગંદ ખાધા કે સાંભળો હું પુરુષોત્તમ નારાયણના સોગંદ ખાઈને કહું છું કે આ વચનામૃતમાં એવી કોઈ વસ્તુ બાકી મારા બાપે રાખી નથી કે જે એમણે આમાં વાત કરવામાં છોડી દીધી હોય તમામ રીતે વચનામૃત સંપૂર્ણ છે કોઈ ગ્રંથ શાસ્ત્રમાંથી લઈને વાત કરવા જેવું ભગવાને છોડ્યું નથી અને આ જે બસો બાસઠનું વચનામર છે સંપૂર્ણપણે પર્યાપ્ત છે આમાં કોઈ વાત બાકી રાખી નથી એ બાબતે હું પુરુષોત્તમ નારાયણને સોગંદ ખાઈને કહું છું કે કોઈ વાત બાકી રહી નથી આવી ઓથોરિટી આ ગોપાલાનંદ સ્વામીની છે તો ફરીથી મૂળ વાત કે ઘણાને એમ થાય કે તો આ વચનામૃત વધારાના હોય તો એમાં ખોટું શું છે એમાં એક બીજી પણ જોઈએ અમુક લોકો આ દેશમાં જે વચનામૃતો છપાયા તેમાં તો ક્રમ પ્રમાણે બસો બોતેર છેક આવી જાય છે પછી અમારે ક્યાંક ક્યાંક બીજે બીજે જે વચનામૃતો છપાયા વડતાલ દેશમાં પછી તો એમણે અમદાવાદ દેશને ખુશ રાખવા માટે પછી એ બધા વચનામૃતો પાછળ નાખ્યા પેલા બસો બાસઠ છપાય પછી વધારાના વચનામૃત એમ કરી અને અગિયાર કે જે વચનામૃતો છે એ પાછળ મુકાય ઠીક છે એ રીતે હોય તો એમાં કોઈ વાંધો લાગતો નથી પણ ઘણાને એમ થાય કે આમાં ખોટું શું છે તો એમાં એક બે વાતો છે કે શ્રીજી મહારાજે કાંઈ વચનામૃતો સંવત અઢારસો ને છોતેરથી જ કહ્યા હોય એટલે કે ઉપદેશ આપ્યો હોય એવું તો નથી અને બસો બાસઠ જ વાતો કરી હોય દિવસે બસો બાસઠ દિવસે જ વાતો કરી હોય બાકી મૌન રહ્યા હોય એવું પણ નથી એટલે મહારાજના મૂળ રીતે જોવા જઈએ તો ચૌદસો વચનામૃત છે નથી બસો બાસઠ નથી બસો તોતેર જ કે નથી બસો પાંચસો સાતસો આઠસો પણ ચૌદસો વચનામૃત કુલ છે કારણ કે જે સંતો સાંભળતા હોય બધાને લખવાની ભાવના હોય આજે અમારી જેવા બોલતા હોય તો એ ઘણા લખતા હોય તો પુરુષોત્તમ બોલતા હોય સામે ત્યારે કોને એ ન ભાવ થાય કે ચાલો લખી લઈએ તો આવી રીતે કોઈ પાર્ષદોએ લખ્યા હોય કોઈ સંતોએ લખ્યા હોય પણ મૂળ પહેલા કહ્યું એમ કે લખનારની બુદ્ધિ ઉપર અવલંબે અર્થનો અનર્થ ક્યારેક લખાઈ જાય વાત સમજાય ન હોય તો મહારાજે કહ્યું હોય એથી જુદું લખાઈ જાય કારણ કે બધા જ એક સરખું લખી શકે એવું ન બને અને તમને એવી ખાતરી ન થતી હોય તો કરવી એકાદ દિવસ અમે વાતો કરતા હોય ત્યારે બધાને નોટ આપી દેવી અને બધાને લખવાનું કહેવાનું અને પછી બધી નોટો કલેક્ટ કરી લેવાની અને પછી એને તમારે તપાસી લેવી એટલું ઊંધું ચતું લખે કે તમે માથું ફાટી જાય કે આવું ક્યારે બોલ્યા સ્વામી એટલું ઊંધું થાય એટલે એ બધા વચનામૃતો તો હોય જ પણ એમાં કોઈ એ સમયને અનુલક્ષીને વાતો થઈ હોય જે લાંબા સમય સુધી પછી જરૂર ન હોય કોઈ વ્યક્તિ એવા આવ્યા હોય ને એને નિમિત્તે કાંઈ મહારાજે વાત કરી હોય તો એક ધર્મગ્રંથના રૂપમાં એને કંઈ બધાની સામે મૂકી શકાય એમ ન હોય એટલે એને થોડો સુધાર વધાર કરી અને જેટલું શાસ્ત્ર દ્રષ્ટિએ જરૂર હોય એટલું વિચક્ષણતાપૂર્વક આ ચારે સદગુરુએ કામ પૂરું કરી દીધું એટલે એના ઉપર સોગંદની મોહર મારી દેવામાં આવી એટલે કોઈ સાર તો છૂટતો જ નથી અને બીજી બાબત આપણે જેમ કહ્યું કે સુકાનંદ સ્વામી જે રીત જાણી શકે લખવાની એ બીજા જાણી શકે નહીં અને એ વાતમાં તમને વિશ્વાસ ના આવતો હોય તો બસો ને બાસઠ વચનામૃત વાંચી લ્યો અને વધારાના અગિયાર વાંચી લ્યો તમને તુરત બંનેની વાણીમાં ભેદ પડી જશે કે ના આ જે શબ્દો લખાય છે એ અને આ જે લખાયા છે એ બંનેમાં આકાશ પાતાળનું અંતર છે એટલે વચનામૃતની સંખ્યા બસો બાસઠ સર્વ રીતે સંપૂર્ણ ગ્રંથની ગોપાળાનંદ સ્વામીની મોહર અને એકદમ સરળ ભાષા અને એ સરળ ભાષા પાછી કાઠિયાવાડી ભાષા એમાંય પાછું વિશેષ કે બ્રિટિશરોમાં જેટલા જેટલા લેખકો થયા સાહિત્યકારો થયા વિદેશમાં આજે પણ તો હજુ એ લોકોની એક ટીકા હોય છે કે ભારતમાં કોઈ પણ પ્રસંગોને ઇતિહાસની નોંધરૂપે પરફેક્ટ રીતે લખી લેવા એવી ભારતમાં કોઈ વિકાસ બુદ્ધિ જ નહોતી અને નથી તો એ વખતે આપણે કહી શકીએ કે આ બસો વર્ષ પહેલા આ વચનામૃત એવો ગ્રંથ છે કે જે ભારતમાં કદાચ પહેલ થઈ હશે કે કયા દિવસે શ્રીજી મહારાજે કયા મુખારવિંદે બેઠા છે કેવા વસ્ત્રો પહેર્યા છે કોણ મળવા આવ્યું છે દિવસ કેટલો ચીડ્યો છે રાત છે કે દિવસ છે અડધી રાત્રિ છે કે સવાર થયું છે પૂછનાર કોણ છે અને સામે કોણ બેઠું છે અને ત્યારે કયો દિવસ હતો આટલી બધી ઐતિહાસિક રીતે નોંધ ભારત વર્ષમાં પ્રથમવાર સરળ ગુજરાતી તળપદી ભાષામાં થઈ હોય તો આ એક વચનામૃત ગ્રંથ સર્વોપરિવર્તે છે એટલે અંગ્રેજોને પણ જૂઠા પાડે છે કે ના આ દેશમાં પણ એવી સરસ લેખન પદ્ધતિ હતી કે જે ઐતિહાસિક નોંધ રાખી શકે છે આવી એક સરળતાથી ભગવત વાણી આપણી સન્મુખ છે બીજું વચનામૃત સરળ છે પાછો એટલો જ પાછો ગહન છે હવે એ પાછું તમે થોડું જુઓ તો વેદ અને ઉપનિષદ જરૂર મોક્ષ માર્ગી છે મોક્ષ પથ જનારને માટે એટલા કિંમતી છે પણ એટલા બધા ગહન છે કે આપણને કંઈ જલ્દી સમજાય નહીં વિદ્વાનોને સમજી શકાય પણ આમ જનતા તો વેદ અને ઉપનિષદને શું કરે કઈ રીતે સમજે બીજું બાબત કે ખુદ ઉપનિષદોનું તમે અધ્યયન કરો તો ઘણીવાર એમ લાગે કે આ ઉપનિષદો ઉપનિષદોની સંખ્યા એકસો ને આઠ કહેવાય છે એમાંથી પ્રધાનપણે અગિયાર ઉપનિષદો બહુ પ્રચલિત છે પ્રચલિત અગિયાર અને મૂળ રીતે એકસો ને આઠ અને એકસો ને આઠથી પણ વધારે છે બસો અઢીસો ત્રણસો પણ ઉપનિષદો કહેવાય છે પણ પ્રધાનપણે અગિયાર અને બહુ આગળ જતા એકસો ને આઠ ઉપનિષદ છે તો જે ઉપનિષદોમાં પઠન કરતા એવું લાગે કે આમાં આ જે બતાવે છે એ કરવું આ બતાવે છે તે કરવું શું કરવું શું છોડી દેવું એટલી બધી જુદી જુદી વિષયોની પરામર્શ અને એવી રીતે વર્ણવાયેલું કે મુમુક્ષુને એમ લાગે કે શું કરવું ક્યાં જવું કઈ બાજુ જવું કઈ રીતે જવું એ થોડી જરૂર મૂંઝવણ થાય તો ઘણા એમ કહે છે કે એ જે વેદ હતા ઉપનિષદ હતા એને આમ જનતા સમજી ન શકે એટલે વેદ વ્યાસજીએ પાંચમો વેદ રચ્યો અને એનું નામ મહાભારત પાડ્યું જે જય સંહિતા પણ કહેવાય એ મહાભારતની રચના કરી જેથી કરીને એક સ્ટોરિકલ ભાષામાં વાર્તાના રૂપમાં પણ ઇતિહાસની નોંધ રૂપમાં પણ વેદ ઉપનિષદની બધા તત્વની નિરૂપણ એમાં આવી જાય પણ એ પણ એટલો બધો વિશાળ અને એટલી બધી વિવિધતા અને એટલું બધું નિરૂપણ કે આમાં કયા દેવી દેવતાઓનું વ્રત કરવું કઈ ઉપાસના કરવી કેવી સાધના કરવી એમાં સાધકને આખું મહાભારત વાંચી જાય તો જલ્દી સ્પષ્ટ જલ્દીની સોએ સો ટકા સ્પષ્ટ જ ન થાય કે શું કરવું મહાભારતમાંથી શું અમારે આધ્યાત્મિક માર્ગે લઈ લેવું એ જલ્દી સ્પષ્ટ ન થાય વાત એ સાચી આપણે ભૂખ્યા હોઈએ અને જમવાનું સામે આવે પણ સો બસો વાનગીઓ એકથી એક ચડિયાતી મૂકી દે તો જલ્દા પસંદ કરવાની મૂંઝવણ થઈ જાય કે આમાં શું પસંદ કરવું જેમાં એમ કહેવામાં આવે કે એક પસંદ કરો એ જ ખાવાની બીજી બધી છોડી દેવાની તો હવે અઢીસો વાનગીમાંથી શું પસંદ કરવું ખબર ના પડે ચટણી પસંદ થઈ ગઈ કરીએ શું શ્રીજી મહારાજે આવો અખતરો કરાવ્યો હતો ને કાઠી દરબારો બધા જમવા બેઠા હતા પણ બહુ થોડો સ્વાદ કરે એટલે મહારાજ જુદી જુદી રીતે કસોટી કરે એટલે એકવાર મહારાજે કીધું બધા દરબારો પાર્ષદો આંખો મીચી જાઓ થાળીમાં જે પીરસાય એ જોવાનું નહીં અને જય બોલાય પછી થાળીમાં આંખો મીચીને હાથ નાખવાનો અને જેના ઉપર પડે એ એક જ વસ્તુ જમવાની બાકી બીજું બધું છોડી દેવાનું બધા જ આંખો મીચીને ધૂંધ કરે મહારાજ જોવે કોઈ જરા આંખ ખોલીને જોતો નથી ને બધા જ પાર્ષદ સુરા ખાચર સોમલા ખાચર અલૈયા ખાચર માત્રા ધાધલ આ બધા પાર્ષદો એ બધા જ બેઠા છે થાળીમાં પીરસાય છે અને પીરસાઈ ગયું છે આંખો બંધ છે ધૂન પૂરી થઈ જય બોલાણી મહારાજે કીધું હાલો મૂકો હાથ થાળીમાં બધાએ હાથ મૂક્યો કોઈના હાથ લાડુ ઉપર ગયા કોઈના હાથ પૂરી ઉપર ગયા કોઈના હાથ શાક ઉપર ગયા સુરા ખાચરનો હાથ ગાજરના અથાણા ઉપર ગયો સુરા ખાચરે તરત આંખમાં પાણી આવી ગયા ને કીર્તન મીંડા બોલા બનાવવા કવિ થઈ ગયા ઘડીકમાં અરે ગાજરડા મારા વેરી રે ભાઈ ઓલા ભવનારે રે હો આ મેં ક્યાં વેરના વેર વાળવા ગાજરડા મારી અરે ભટકાઈ ગયા હે ગાજરિયા મેં તારા બાપનું હું બગાડ્યું તું જરાક છેટું રહ્યું હોત કે શાક ઉપર હાથ પીડ્યો હોત તોય ફાંદો ભરાત એક તો મારે હવ કરતા મોટો ફાંદો અને તું ઊંદડીને પૂંછડી જેવું આવ્યું અને ખારું દૂધવા જેવું ખાઉં તો કેટલું ખાઉં મારા બાપ કાંઈક તો દયા રાખવી જોઈ તો કેવી મુસીબત થાય એ મહાભારત પાંચમો વેદ ખરો પણ આજે પણ જો એમાંથી આપણે એક સાધનાના એક લક્ષ્ય ઉપર જવા માટે જો કંઈ શોધ કરીએ તો ભારી ભારી મૂંઝવણ થાય કે શું કરવું શું ન કરવું ત્યાર પછી એ જ મૂંઝવણનો પરિતાપ લઈને વેદ વ્યાસજી શ્રીમદ ભાગવતની રચના કરે અને શ્રીમદ ભાગવત આપણે આગળ મૂકી દીધું તો એક તરત જ એક ધડાકે વાત સ્પષ્ટ થઈ ગઈ કે ભગવત પ્રેમ બસ આ વિષય વસ્તુ આખું ભાગવત અને ઇક્વલ કરીને મૂકી દો ભગવત પ્રેમ ભાગવત સમજાઈ ગયું એક જ વિષય ઉપર એ ભાગવત રમવા માંડ્યું અને એક વિષય વસ્તુ પકડી અને વ્યાસજી આપણા હાથમાં શ્રીમદ ભાગવત રૂપે મૂકી દીધું અને એનો પ્રધાન વિષય પ્રેમ તરબ વ્રજાંગનાઓનો જે પ્રેમ છે એવો પ્રેમ બસ આ એક વિષય વસ્તુ સ્ફુટ થઈ પણ છતાંય થોડું ગહન તો જરૂર છે એટલું સરળ નથી સમજવું પણ વિષય વસ્તુ સ્પષ્ટ છે પણ કથા થોડી ઘણી કઠણ છે એટલે એમ કહી શકાય કે ત્યાર પછી તુલસીદાસજીએ જે રામચરિત માનસની રચના કરી તો એ શ્રીમદ ભાગવતની જાણે વ્યાખ્યા હોય એવી રીતે રામચરિત માનસને મૂકી દીધું તમે રામચરિત માનસ વાંચી લ્યો એની કથા સાંભળો એટલે તમને તુરંત જ વિષય વસ્તુ પણ પકડાઈ જાય કે અનન્ય ભગવત પ્રેમ અને શરણાગતિ આ તુલસીદાસજીના બે વિષય વસ્તુ પ્રધાન રીતે રામચરિત માનસમાંથી બહાર આવી જાય અનન્ય શરણાગતિ અને અનન્ય ભગવત પ્રેમ કારણ કે તુલસીદાસજીનો એ સ્વાનુભવ છે અને જે તમામ મુમુક્ષોને માટે અનુસરણીય છે તો તુલસીદાસજી લખે જ છે કે કામી નારી પિયારી જીમી લોભી પ્રિય જીમી દામ તિમી રઘુનાથ નિરંતર પ્રિય લાગહુ મોહિરામ કાનહી નારી પિયારી જીમી લોભી પ્રિય જીમી દામ તિમી રઘુનાથ નિરંતર પ્રિય લાગહુ મોહિરામ સમજાય છે ને અર્થ બિલકુલ સરળ કામી માણસને જેમ સ્ત્રી વાલી છે લોભીને જેમ પૈસો વાલો છે એવી રીતે મને મારો રામ બસ વાલો લાગે બસ હવે આમાં શું બીજું આથી સરળ તમને શું કેવું સમજાય તો શરણાગતિ તો તુલસીદાસજીની બસ સંત નાભાજીને તુલસીદાસજી મળવા ગયા તો ત્યારે નાભાજી આશ્રમમાં નહોતા એ બહાર કઈ સ્નાન કરવા ગયા છે એટલે તુલસીદાસજી આશ્રમ આવીને શિષ્યને પૂછ્યું કે છે બાપજી તો કે ના એ તો સ્નાન માટે ગયા છે સારું એટલે તુલસીદાસજી ત્યાં નાભાજીની ઝૂંપડીમાં હવે ચટાઈ પાથરી હોય કોઈને ઘેર મહેમાન થઈને ગયા હોય તો ત્યાં આપણે એની રાહ જોઈને બેસવું જોઈએ ને એને બદલે તુલસીદાસજી લાંબા થઈને સુઈ ગયા એમાં નાભાજી થોડો સમય વ્યતીત થતા આવ્યા તો એમણે જોયું રોહવા તો તુલસીદાસજી પણ એમને ગમ્યું નહીં ગમ્યું એ રીતમાં નહીં કે સાધુ થઈને સુઈ જાય કોઈને ત્યાં મળવા આવ્યા છે વળી જ્ઞાન પીપાસા હોય આટલી બધી મોટી વિભૂતિ હોય અને એ ઊંઘે આવી રીતે એની તો સાવધાનતા જોઈએ એટલે નાભાજીએ તુલસીદાસજીને થોડી ટકોર કરી તુલસીદાસજી તો નાભાજીને માટે તુલસીદાસજી શિરમોર હતા પણ છતાંય તુલસીદાસજીને નાભાજી એમ કહ્યું કે મહારાજ હું તમને શું કહું સાધુ હોય સંત હોય એ તો જાગે અને તમે સુઓ ત્યારે તુલસીદાસજી બેઠા નથી આ સુતા સૂતા બોલ્યા કે નાભાજી સાંભળો જાગે જ્ઞાનીઓ જાગે તપસ્વીઓ જાગે ધ્યાનીઓ જેને અખંડ અષ્ટાંગ યોગ કરવા છે એવા યોગીઓ જાગે ધ્યાનીઓ જાગે તપીઓ જાગે વૈરાગીઓ જામે જાગે પણ હું તો રામનો શરણાગ્રત છું હું હોઈ જાઉં મારો રામ જાગે હું કોઠી જાઉં અને એ જાગે જેને કંઈક લૂંટાવાની ભય હોય એ જાગે જ્ઞાનીને જ્ઞાન લૂંટાવાનો ભય હોય તો એ જાગ્યા કરે જ્ઞાનીને ધ્યાન તૂટવાનો ભય હોય તો એ જાગે તપસ્વીને તપ તૂટવાનો ભય હોય તો એ જાગૃત રહે યોગીને ક્યાંક પ્રાણ વિચલિત થઈ જાય તો એની ચિંતા હોય તો યોગી જાગે આ તો હું રામનો શરણાગત બિલાડીના બચ્ચા જેવો છું હું આરામ કરું મારો રામ જાગે આવી શરણાગતિ તુલસીદાસજીની એટલે તમારે રામચરિત માનસમાંથી તરત નીકળી આવે તો એ રામચરિત માનસ સરળ છે એનો વિષય વસ્તુ અનન્ય પ્રેમ અને શરણાગતિ છે તો વચનામૃતનો પ્રધાન વિષય શું છે એક વિષય વસ્તુ તો હોવું જોઈએ ને જે મથા તો બ્રહ્મ જિજ્ઞાસા તો વચનામૃતનું પ્રધાન વિષય વસ્તુ શું છે અને એ મને ખાતરી છે કે તમને સત્સંગીઓને પૂછીએ તો એ કાંકડી તુંબડીમાં કાંકરા ખખડે એમ ઠંડ ઠંડ થાય પણ કાંઈ ખબર ન હોય કે વચનામૃતનો મૂળ વિષય વસ્તુ શું છે કઠણ છે પણ સરળ રીતે વચનામૃતનો મૂળ વિષય છે પરાત્પર પરબ્રહ્મને પ્રત્યક્ષ ભાવે રસબસ થઈને ઉપાસી લેવા આ વચનામૃતનો મૂળ વિષય છે પરાત્પર પરબ્રહ્મને પ્રત્યક્ષ ભાવે રસબસ થઈને ઉપાસી લેવા એની સાથે રસબસ થઈ જવું બસ આટલામાં બધું આવી ગયું એક તો પરાત્પર નારાયણ એટલે પરબ્રહ્મ જે છે પરતત્વ છે એનું નિરૂપણ આવ્યું પ્રત્યક્ષ ભાવે ઉપાસી લેવા એટલે એકદમ સાકાર ભાવે અને ભક્તિ ભાવથી ભગવાનને સન્મુખ બેસીને ઉપાસી લેવા એક્ય માનુષ સ્વરૂપ અને દિવ્ય સ્વરૂપ બંનેની એકતા અને રસબસ પ્રેમ ભાવથી ઉપાસી લેવા પ્રત્યક્ષ ભાવે ઉપાસી લેવા આમાં બધા જ વિષય વસ્તુઓનો સાર આવી ગયો પરબ્રહ્મ પરમાત્મા છે એને પ્રત્યક્ષ ભાવે રસબસ થઈને ઉપાસી લેવા આ વચનામૃતનો પ્રધાન વિષય છે વચનામૃત બીજી દ્રષ્ટિએ જોવા જઈએ તો જેમ રામાયણ ચરિત્ર ચરિત્રનો ગ્રંથ છે ભાગવત છે એ ચરિત્રનો ગ્રંથ છે એમ કઈ વચનામૃત એ ચરિત્ર ગ્રંથ નથી ભાગવત છે તો અવતારોના ચરિત્રનો ગ્રંથ છે ને રામાયણ છે તો ચરિત્રો છે એમાં ભગવાન રામના ચરિત્રો છે તો વચનામૃતમાં કઈ ભગવાન સ્વામિનારાયણના ચરિત્રો નથી ચરિત્રનું વર્ણન નથી એટલે ચરિત્ર ગ્રંથ નથી છતાંય ખૂબી એ છે કે વચનામૃતને વાંચ્યા વગર ને વચનામૃતને સમજ્યા વગર ભગવાન સ્વામિનારાયણ પરાત્પર નારાયણ છે એ ક્યારેય સમજાય જ નહીં જો તમે ખાલી શિક્ષાપત્રી વાંચીને દોડ્યા જાઓ તો એ ભગવાન પરાત્પર નારાયણ છે એ તમારા અને આપણા કે આમ જનતાના મગજમાં એક જ ગ્રંથથી નહીં મગજમાં આવે ત્યારે બની શકે કે એમના ચરિત્રો જો કદાચ કોઈ જોવા જાય બહુ ઉપર છલી રીતે તો એમને કદાચ એક મહાપુરુષનો જ ભ્રમ થાય એટલે એ પણ પૂરો સફળ કદાચ ન થાય અને આજે એવું બને છે થોડા ઘણા ચરિત્રો વાંચીને ઘણા લોકો વિધાન કરે છે કે ભગવાન સ્વામિનારાયણ એ તો સાધુ પુરુષ છે બાકી એમના ઉપાસકોએ બધાએ એને નારાયણ રૂપે ઠેરાવી દીધા છે પણ એક વચનામૃત ગ્રંથ એવો છે કે એના અધ્યયનથી તુરત જ આપણા અંદરના જે અજ્ઞાનના તાળા છે ઉઘડી જાય અને એ પરાત્પર નારાયણ છે એવી પ્રતીતિ સંપૂર્ણપણે કરાવનાર કોઈ ગ્રંથ હોય તો એ તો એ વચનામૃત ગ્રંથ છે તો વચનામૃત સરળ છે પાછો ચરિત્ર ગ્રંથ નથી છતાંય સરળ રીતે એ આપણને ભગવાનની દ્રઢ પડે સ્વરૂપ નિષ્ઠા તરફ દોરી જાય છે આવો ગ્રંથ એ વચનામૃત છે બીજું સરળ છે તો ગહન પણ એટલો છે તત્વજ્ઞાનનો મૂળભૂત ગ્રંથ છે ચરિત્રનો જેમ ગ્રંથ નથી તો ગ્રંથ છે શાનો તત્વજ્ઞાનનો તત્વ સમજનો ભગવત સ્વરૂપની સમજનો બ્રહ્મ તત્વના નિરૂપણની સમજનો એટલે તત્વજ્ઞાનનો ગ્રંથ છે ચરિત્રનો ગ્રંથ નથી કે શ્રીજી મહારાજ આ જગ્યાએ આવી લીલા કરી આ દિવસે આ લીલા કરી આ જગ્યાએ રાસરીમાં આ જગ્યાએ રંગ ક્રીડા કરી એવો ગ્રંથ નથી તત્વજ્ઞાનનો ગ્રંથ છે છતાંય તત્વજ્ઞાન એટલું બધું સરળ રીતે કે જલ્દી માણસને સમજાઈ જાય જો તુલસીદાસજીની રામચરિત માનસ સરળ છે તત્વજ્ઞાન પણ નિરૂપું છે પણ એ સમજવા માટે પણ થોડી તકલીફ પડે છે તકલીફ કરતાંય આપણે એમ કહી શકીએ કે એમાં ઘણી જગ્યાએ તુલસીદાસજીએ સ્પષ્ટ કોઈ વિધાન નથી મૂક્યા એક તમને દાખલો આપું કે તુલસીદાસજીને કોઈ એમ પૂછ્યું કે ભગવાનનું સ્વરૂપ છે એ સગુણ છે કે નિર્ગુણ છે ભગવાન સાકાર છે કે નિરાકાર છે ભગવાન સગુણ છે કે નિર્ગુણ છે તો તુલસીદાસજી કે મને એ પૂછોમાં મારે મન તો ભગવાનનું નામ સર્વશ્રેષ્ઠ છે ન તો સાકારનો જવાબ સગુણનો આપ્યો ન તો નિર્ગુણનો જવાબ આપ્યો બસ મને તો ભગવાનનું નામ છે એ પ્રિય છે સગુણ કયો તોય ભલે નિર્ગુણ કયો તોય ભલે પણ એક સલુકાઈથી તુલસીદાસજી નીકળી ગયા એટલે તત્વજ્ઞાનના નિરૂપણના નિષ્કર્ષ ઉપર જતા એ એટલું બધું તો થોડી તકલીફ પડી તો શ્રીમદ ભગવદ્ ગીતા તમે ઉપાડો તો એમાં આમ જોવા જાઓ તો ઘડીક કર્મની વાત કરે ઘડીક જ્ઞાનની વાત કરે ઘડીક ભક્તિની વાત કરે એટલે એવું નથી કે આ બધું ખોટું કર્યું બહુ સાચું કર્યું છે પણ સમજવા માટે કે આ ત્રણ ત્રણ થરી વાત આવી છે એટલે આજે પણ ઘણા લોકો અટવાય છે શંકરાચાર્યજી હોય તો એ એમ કહે છે કે ગીતા છે એ જ્ઞાન યોગ ઉપર જાય છે બરાબર છે તિલક ને એવા બધા જે મહાપુરુષો એના ઉપર ટીકા લખી તો એ એમ કે છે કે ગીતા છે એ કર્મયોગની વાત કરે છે રામાનુજાચાર્ય હોય તો એ તરત એમ કે છે ગીતા ભક્તિ ઉપર વાત કરે છે ગાંધીજી વાંચે છે તો એમ કહે છે કે અનાસક્ત યોગ ઉપર વાત કરે છે આ મૂંઝવણ આવી એ લોકોને આવે એમાં શું નવી નવાય ખુદ સામે અર્જુન ઉભો તો એને મૂંઝવણ આવી કે મહારાજ ઘડીક તમે કયો છો જ્ઞાન શ્રેષ્ઠ છે ઘડીક તમે કયો છો કર્મ શ્રેષ્ઠ છે તો પછી મને ફોડ પાડીને બતાવો ને મારા બાપલા કામાંથી મારે શું કરવું જ્ઞાન શ્રેષ્ઠ હોય તો મને આ ઘોર કર્મમાં શું કામ તમે જોડો છો ઘડીક તમે કયો છો જ્ઞાન સમાન કોઈ શ્રેષ્ઠ નથી પવિત્ર નથી તો આવું ઘોર અહિંસારૂપ કર્મ એ મારી પાસે શું કામ અચરાવો છો હું કહું છું કે મને જ્ઞાનથી આ બધું છોડી અને હું ચાલ્યો જાઉં એ મને કેમ પ્રેરણા આપતા નથી તો મને જવા કેમ નથી દેતા મને સ્પષ્ટપણે કયો અર્જુને એમ ચોખ્ખું કીધું મને સ્પષ્ટપણે કહો ગોળ ગોળ વાતો કરોમાં મારા બાપ ગોળ ગોળ વાતો કરો માં એટલે સામે ઉભો તો એ અટવાઈ ગયો તો પછી આજે હું તમે બીજા અટવાય એમાં કઈ નવીનતા ખરી એટલે એ ગીતા સમજવા જઈએ તો પણ આજે તો મને લાગે છે ગીતા ઉપર હજારો ટીકા છે અને હજારો ગ્રંથ કદાચ જેટલું સાહિત્ય લખાયું છે સંસ્કૃતિમાં મોટા ભાગનું ગીતા ઉપર રચાયેલું પડ્યું છે લાઇબ્રેરીઓમાં એ બધી ટીકાઓની એક એક કોપી કરીને ગોલોકમાં ભગવાન શ્રી કૃષ્ણને મોકલીએ અને એ બધી જોઈ જાય તો કપાળ કૂટે હું આવું બોલ્યો તો કે કેદી અર્જુનને બોલાવે ભાઈ મેં તને આવી વાત કરી હતી તો કે ના મહારાજ આવી વાત નહોતી કરી તો આ બધું ક્યાંથી ચાલે ભાઈ એમ ચાલે એટલે ગીતા પણ આ રીતે આપણને થોડી મૂંઝવે ગીતા નીચી છે એમ કહેવાની વાત નથી હું એક આપણને વચનામર્ગની જે સરળતા છે એ તરત તમને દોરી જવા માંગુ છું તો ગીતાની વાત પણ આ રીતે આપણને થોડી ગહન લાગી એટલા માટે આ વચનામૃત એકે એક રામ ઉપાસી હોય કૃષ્ણ ઉપાસી હોય શ્રીજી ઉપાસી હોય એને બીજા વેદ ઉપનિષદ ગીતા યોગ વેદાંત પંચરાત્ર સાંખ્ય જે કાંઈ ગ્રંથો છે ઇતિહાસ પુરાણ મહાભારત ગમે તેટલા પર્વો ગમે તેટલા ગ્રંથો ગમે તેનું બોલેલું એ બધાનું મહારાજ કે અમે સર્વ રીતે તપાસીને જોઈને સાંભળીને અનુભવીને આ વાત અમે કરી છે સર્વશાસ્ત્રોનો પણ આ સાર છે એવી રીતે કોઈ શાસ્ત્રને છોડ્યું નહીં એટલે બધા જે શાસ્ત્રો છે એને જે રીતે સમજવા જોઈએ એ રીતે બરાબર તલસ્પર્શી અભ્યાસ કરી કરી અને મહારાજે આ વચનામૃતમાં સરળ ભાષામાં મૂકી દીધા તો ઘણાને એમ થાય કે બસ એટલું જ થયું ને ભગવાન રામ બોલ્યા હતા અથવા એટલે કે રામાયણમાં કહેવાયું હતું એટલે કે વેદમાં જે કહેવાયું હતું એટલે કે ઉપનિષદમાં જે કહેવાયું હતું એટલે કે યોગશાસ્ત્રમાં જે કહેવાયું હતું એટલે કે સાંખ્ય શાસ્ત્રમાં જે કહેવાયું હતું એટલે કે જે પંચરાત્રમાં કહેવાયું હતું એટલે કે શંકરાચાર્ય જે કહ્યું હતું એટલે કે રામાનુજાચાર્ય જે કહ્યું હતું એ જ શ્રીજી મહારાજે થોડું થોડું સુધારા વધારા સાથે કરીને વચરામૃતમાં હાંકળીને ભેળું કરી દીધું એને તમે તમારો મુખ્ય ગ્રંથ માનો છો બસ થયું તો એટલું ને પૂર્વે જે કહેવાયું હતું એને થોડું થોડું થોડું થોડું કરી અને સાર રૂપમાં બધું ગોઠવી અને વચરામૃતના રૂપમાં મૂકી દીધું મતલબ કે જે પેલા કહેવાઈ છે એનું એ જ તમારા પ્રભુ બોલ્યા છે નવીન તો કંઈ નથી ને નવીન છે બાપલા શું નવીન છે કે એ જે તમામ ગ્રંથો છે એના સારૂપે તો વાત જરૂર કરી છે પણ એવી વાતો પણ જ્યાં કરી છે કે જ્યાં તમારી ગીતા પણ ઓવરટેક કરીને નીકળી જાય એટલે આ શ્રીજી મહારાજ ગીતાને પણ ઓવરટેક કરી નીકળી જાય એ બીજા શાસ્ત્રોને પણ ઓવરટેક કરી નીકળી જાય અને ક્યારેક એવું બને કે બધા શાસ્ત્રો ઉપર ચોકડી મારવી પડે તો ધડ દઈને ચોકડી મારી દે કે આ વાત શાસ્ત્રમાં કઈ છે પણ બધી ખોટી છે મારા અનુભવમાં નથી આટલી બધી હિંમતથી એમણે પોતાના અનુભવના પાયા ઉપર વાતો કરી છે તો એવી ખરેખર વાતો છે કે તમે સ્વામી ગબકા મારો છો તો કે ના વચનામૃતમાં છે તો એકાદ પ્રસંગ કેશો તો હા જરૂર કહું કેવા જ બેઠો છું કહ્યું તો મેન તમે બધાએ ગીતા વાંચી છે ને એમાં એમ આવે છે વિષયા વિનિવર્તન તે નિરાહારસ્ય દેહી રસવર્જમ રસોપ્ય પરમ દ્રષ્ટવા નિવર્તનતે હે અર્જુન આ વિષયોની નિવૃત્તિ થાય છે નિરાહાર રહેવાથી પણ એ જે રસ છે ને એ બચી જાય છે જેવી રીતે માણસ એકાદશીનો ઉપવાસ કરે તો એને વિષયો આહાર નિવૃત્ત થઈ ગયો આજે એકાદશી છે ને તો આહાર નિવૃત્ત થઈ ગયો પણ આહારમાં રહેલો રસ એ ગયો એ તો બારસને દિવસે સવારે જોરથી ડોકું કાઢીને ઉભો હશે નવા સવારમાં ઉઠશે હાથમાં દાંતણ લેશે ત્યાં જ બૂમ પાડશે રસોડામાં કે સાંભળ્યું ખીચડી મૂકી રસ એમનેમ બેઠો છે કે એવો ડૂબો નથી કે એને રસ છૂટી ગયો હોય એટલે વિષયોથી આહારથી દૂર થયો તો વિષયો છૂટી ગયા પણ રસ રહી જાય છે અત્યારે અહીંયા બેઠા છીએ તો ઘણી વસ્તુઓ છૂટી ગઈ પણ એમ તો અહીંયા તમે બેઠા છો તો તમારા બાળકો તમારી પત્ની બધા અત્યારે બહાર છૂટેલા જ પડ્યા છે ને પણ એ સાવ છૂટી થોડા ગયા છે એ તો પગથિયા જાશો એટલે પપ્પા પપ્પા એ બધું આંગળીએ જ છે તો વિષયાગિની વર્તન તે નિરાહારસ્ય દેહી ન રસવર્જમ રસોપ્ય રસ રહી જાય છે અર્જુન તો એ નિવૃત્ત ક્યારે થાય પરમ દ્રષ્ટવા નિવર્તન તે ભગવાનનું સાક્ષાત પરમ રૂપનું પરમ રસનો સ્વાદ આવે અને એનું દર્શન થાય તો પરમ દ્રષ્ટવા નિવર્તન તે બધા જ રસ છે એ ખલાસ થઈ જાય છે ખરી પડે છે અર્જુન તો શ્રીજી મહારાજે આ વાત ઉપર વચનામૃતમાં વાત કરી કે આવું કહેવાયું છે કે વિષયા વિનિવર્તનતે નિરાહારસ્ય દેહીન રસવર્જમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તનતે પરાત્પરનું પરતત્વનું પરબ્રહ્મનું દર્શન થાય તો વિષયોની નિવૃત્તિ થઈ જાય એ વાત સાચી તો પછી શું બ્રહ્માજીને પરબ્રહ્મનું દર્શન નહોતું શું શિવજીને પરબ્રહ્મનું દર્શન નહોતું શું નારદજીને પરબ્રહ્મનું દર્શન નહોતું શું એમને પરમ દ્રષ્ટવા નહોતું થયું એને એ રસની સાક્ષાત્કારતા નહોતી હતી હતી તો પડ્યા કેમ વિષયો ક્યાંથી આવ્યા બ્રહ્માજીને કેમ એવું થયું નારદજીને એમ કેમ થયું પારાશરને એમ કેમ થયું શિવજી તો મહાયોગી છે એને એમ કેમ થયું એને પરમ દ્રષ્ટવા નહોતું હતું તો થયું કેમ તો કે થાય જો થયો નો ઓવરટેક નીકળી ગઈ બાર ગાડી થાય આ વસ્તુ તમારી સામે છે કે આ વસ્તુ થાય છે ભલે શાસ્ત્રમાં કહ્યું પણ થાય છે હા મહારાજે થાય છે હા પાડીએ છે તો એની નિવૃત્તિનો ઉપાય શું તો નિવૃત્તિનો ઉપાય જનક જેવી સમજણનો છે ચાલો એના ઉપર હું વાત કરું અને પછી જનકની માંડીને વાત કરી તો સરળ છે ગહન છે બીજા શાસ્ત્રોને સમાવ્યા છે છતાં પણ એને ઓવરટેક કરીને નીકળી ગયા છે આ વચનામૃતની એક પરમ વિશિષ્ટતા છે આવો અમૂલો ગ્રંથ મારી તમારી પાસે સમક્ષ હજુર છે એમાં તો કોઈ ના નથી એટલી ઉપલબ્ધિ છે વેદ બધાના ઘરમાં નથી પણ આ આ વેદ વેદથી પણ અતિ દિવ્ય કે જે બિલકુલ સન્મુખની વાણી આપણી ભાષા મહારાજ કે પૂછલેલ ઢોર આપણો કાઠિયાવાડી શબ્દ પૂછલેલ ઢોર તો એ દિવસે આપણો બાપ બોલ્યો હશે ને પૂંછલેલ ઢોર આવી રીતની સરળ આપણી આપણી વચ્ચે થઈને વહેલી એવી આ વાણી આપણી વચ્ચે છે ગઢડાના દાદાના દરબારમાં કડવા લીમડા નીચે અતિ મીઠી ઉચ્ચારાયેલી વાણી એનું નામ વચનામૃત કડવા લીમડા નીચે અતિ મીઠી વાણી ઉચ્ચારાયેલી એનું નામ વચનામૃત છે અને લીમડો પસંદ કર્યો આયુર્વેદની અંદર લીમડાના બહુ ગુણગાન છે કડવું છે એ જ નિરોગી કરે એ જ અમૃત છે તો ખરેખર આ અમૃત સમાન આ ઔષધિ તુલ્ય ભગવત વાણી આપણી સામે છે થોડી થોડી ટૂંકમાં આપણે વાત લીધી પણ હજી થોડીક વાત સમજવાની છે કે આટલી બધી દિવ્ય વાણી છે તો એને કઈ રીતે વાંચવી કઈ રીતે વિચારવી કઈ રીતે સમજવી એ પણ વસ્તુ છે ને ડોક્ટર આપણને વૈદ દવા આપે પણ એ તો પૂછવું જોઈએ ને કે કઈ રીતે ખાવી કઈ રીતે પીવી એમણે દૂધમાં નાખીને કીધું હોય પીવાનું અને આપણે ગૌમૂત્રમાં ઘૂંટીને પી જઈએ એમ તો ના જ કરાય ને એક જણો ગયો વૈદ પાસે કે વૈદજી તો કે હા આવો તમારા માજીને કેમ છે મેં દવા આપી તેનું તો કે બહુ સારું છે હવે બીજી સાત દિવસની દવા આપો એમ બાએ કીધું છે મારી બાએ એમ ને આવો તમારા મા માટે હું દવા બાંધી દઉં છું લ્યો આ સાત દિવસના પડીકા આપીશ તમને પણ હવે દિવસમાં ત્રણ વાર એક એક પડીકી લેતા ને એમ નહીં લેવાની હવે દિવસમાં ફક્ત એક જ પડીકી લેવાની હો તો પેલો કે સાહેબ એમ કરજો જરા પડીકામાં કાગળ થોડોક પાતળો વાપરજો મારી બા ગળી નથી એકતા એ કાગળ હોતી પડીકી ખાતા હતા કાગળ તો ફેંકી દેવાનો છે ખાલી એમાંનું ઓહળિયું ખાવાનું છે પાતળ કાગળો કાગળ પાતળો બાંધજો મારી બા ગળી નથી શકતા કે ડોક્ટરે કીધું કે લ્યો આ બાટલી દવાની હલાવીને પીજો માજી માટે દવા હતી માજીને આ હલાવીને પાજો તો છોકરો બાટલી કબાટમાં મૂકીને માજીને હલાવે પછી દવા પાય ત્રણ દી આમને હલાવી માજીને મારી નાખી જુવાન છોકરો હલબલા રહેવા દેતો હશે હવે દવાની બોટલ હલાવવાની હતી એને બદલે એને ડોસીને હલાવી નાખી હાવ એટલે આપણે થોડું એ તો સમજવું જ પડે કે વચનામૃતને કઈ રીતે થોડું સમજવું કઈ રીતે વાંચવું એક બાબત એ રીતે તો વાંચવું ને સાંભળવું જોઈએ જ કે સાક્ષાત ભગવાન અત્યારે આપણી સામે વાતચીત રૂપે બિરાજિત છે આપણને સન્મુખ રીતે પોતે જ કહે છે એવા ભાવથી તો સાંભળવી જોઈએ બીજી બાબત કે એના જે કંઈ સંદર્ભો છે એ થોડા મનમાં રાખવા જોઈએ નહીતર અનર્થ અર્થનો અનર્થ થાય ભાઈ જેમ કે પ્રશ્ન પૂછાયો હોય તો એ પ્રશ્ન લાંબો હોય તો પછી એ પ્રશ્ન પ્રશ્ન જ છે અને એમાંય કોઈ સંત બોલ્યા છે કોઈ ભક્ત બોલ્યા છે પ્રશ્ન પૂછે છે ત્યારે તો એ બોલે છે કોણ સંત કે ભક્ત તો એ જે લાંબો પ્રશ્ન છે એ પ્રશ્ન શ્રીજી મહારાજ બોલ્યા છે એવી રીતે ઘણીવાર ઘણા લોકો સ્વીકારી લેતા હોય છે અને જ્યાં ત્યાં રેફરન્સ ટાંકી દેતા હોય એ કેટલી મોટી ભૂલ છે કઈ રીતે પ્રશ્ન આવે વચનામૃતમાં મહારાજ પૂછતા હોય પછી સામે કઈ ઉત્તર થતો હોય તો કે આપણે અંદર એક કહે છે વિષયને ભોગવીએ એક કહે છે વિષય ન ભોગવીએ તો જે હા પાડે છે એ કોણ છે ના પાડે છે એ કોણ છે સંતોમાંથી એમ ઉત્તર આવ્યો કે મહારાજ હા પાડે છે મન છે અને ના પાડે છે એ જીવ છે પણ આ જે જવાબ આપ્યો એને મહારાજે માન્ય નથી રાખ્યો મહારાજે આગળ ચોખટ કરી દીધી ભાઈ હા પાડનારો જીવ છે અને ના પાડનારો પણ જીવ છે પણ આજે હું ઘણીવાર જોઉં છું કે ઘણા એવા ભક્તો કે એવા કે સત્સંગમાં આ વાતને એવી રીતે લે છે કે બસ હા પાડે ભોગવવાનું એ મન છે વચનામૃતમાં કીધું છે અને ના પાડે એ જીવ છે વચનામૃતમાં કીધું છે પણ વચનામૃતમાં નથી કીધું એ પ્રશ્ન છે તો તમે એનો સંદર્ભ ચૂકી ગયા એટલે તમે ઓળનું ચોડ કરી નાખ્યું વહુને કીધું કે કોઢમાં દીવો મૂક કોઢ પેલા બળદને બધા બાંધ્યા હોય ને એ કોઢમાં દીવો મૂક તો વોય વહુ થોડી બેરી છે કે સાસુની હોઈડમાં દીવો મૂકી આવી કે બિસારી સાસુ સતી થઈ સતી થાય ને એની હોઈડીમાં મૂકી આવી લે એને કોયડીમાં મૂકવાનું કીધું તું તો એને હોઈડીમાં મૂકી આવી એટલે આ ઓળનું ચોડ થાય વચનામૃતમાં ભાઈ આ રીતે કીધું છે કે હા પાડે એ મન છે ના પાડે એ જીવ છે એવું નથી હા પાડે એ પણ જીવ છે ના પાડે એ પણ મન છે આ રીતની સ્પષ્ટતા બીજો કઈ કઈ રીતે અર્થનો અનર્થ કરે છે લોકો સુરતમાં એક મંડળ ઉદ્ભવ્યું હતું હવે થોડું આત્મિક ગયું લાગે છે એમાં એવું એવું મંડળમાં વાતો થઈ વચનામૃતમાં આવે ને કે દાઢી મૂછ મુંડાવી એ સંતોને શોભારૂપ છે તો ઓલા વાંચતા વાંચતા કે લે આ લે લે કઈ વાત સંતોને માટે દાઢી મૂછ મુંડાવી એ શોભારૂપ છે મુંડાવવી એ તો આપણે વધારવી એ શોભારૂપ ગણાય ને માટે વધારો પેલાને મુંડાવે એ શોભારૂપ છે સંતોને તો ગ્રહસ્થોને તો વધારે એ શોભારૂપ હોવું જોઈએ ને એટલા માટે એ મંડળના બધા મૂછા દાઢા વધાર્યા પછી ભૂંડા લાગવા માંડ્યા એટલે બધી મરી મશ્કરી થવા પછી છોલીને કાઢી નાખ્યા જો તો ખરા કેવા કેવા વાતોના કેવા કેવા અર્થો પ્રગટ કરે છે તો કોઈક કોઈક સંદર્ભમાં ક્યાંક મહારાજ એમ બોલ્યા હોય કે આપણા હૃદય મારા હૃદયમાં સાક્ષાત નરનારાયણ દેવ બિરાજે છે આપણે નરનારાયણના આશ્રિત છે આપણે કૃષ્ણનારાયણના ભક્ત છે એવા એવા જે વિધાનો છે તો એને જે તે સંદર્ભમાં કેટલી સાવધાનીથી સાંભળવા જોઈએ એનો શું ભાવ છે એ પણ સમજવું જોઈએ કારણ કે આજે હવે એક એવી પણ વિચારધારા પ્રગટ થઈ છે અતિ નરનારાયણ દેવના જે પક્ષમાં રહેનારા મથે છે એ લોકો કે આવી રીતે તત્વ નિરૂપણ થયું છે કે નરનારાયણ તો શ્રીજી મહારાજના હૃદયમાં બિરાજિત છે માટે એ સ્વરૂપનું જે તે વિસ્તાર નહીં કરું તો આ એક વિચારધારા પ્રગતિ એટલે ઓળનું ચોડ કઈ રીતે થાય છે એ સમજવું જોઈએ એટલે વ્યવસ્થિત રીતે થોડા સંદર્ભો વ્યવસ્થિત રીતે થોડો ભાવ અને ખાસ કરીને આ બધી વસ્તુઓ મનઘડંત થતી હોય એટલા માટે શ્રીજી મહારાજે ખુદ વચનામૃતમાં મૂક્યું કે શાસ્ત્ર એમ જેમ તેમ સમજાતું નથી એ તો અમારા જેવો કોઈ સદગુરુ હોય એના મુખ થકી સાંભળે તો જ સમજાય નહીતર સમજાતું નથી કારણ કે એ લોકો શાસ્ત્ર ઉકેલી શકે બીજા કોણ ઉકેલી શકે હવે જેને સોડા લેમનના તળિયા જેવા ચશ્મા હોય હામે દેખાતું ન હોય અને એ વચનામૃતની પાછી આંતરદ્રષ્ટિએ કાંઈ ન હોય અને એ સદગુરુના પદ ધારણ કરી લે અને પછી અર્થના અનર્થ કરે તો મૂંઝવણનો પાર ન રહે એટલે બધા કઈ એવા સદગુરુ હોય નહીં આપણે છે એવું આપણો કોઈનો દાવોય નથી પણ સદગુરુ સિવાય આ વસ્તુ કોઈ દિવસ અને સદગુરુ કોણ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ જો ખાલી બ્રહ્મનિષ્ઠ છે તો પણ શાસ્ત્રોના અર્થોમાં ભેદ પડશે જેનું નામ નિર્દેશ નહીં કરું પણ ખાલી એ વચનામૃત ઉપર થોડા અર્થ સંદર્ભોમાં ફર્ક થયો છે એ આ અમુક વ્યક્તિઓ સમજી જાણે અને ખાલી શ્રોત્રિય હોય એવા પણ આપણા દેશમાં એવા સંતો થયા અને એમણે વચનામૃત ઉપર સંદર્ભો ટાંક્યા પણ બ્રહ્મનિષ્ઠતા દૂર રહી ગઈ તો પણ વચનામૃતમાં થોડું ભાંજગડ પેદા થઈ ગઈ જે મુમુક્ષુઓને માટે ઘણી બધી મૂંઝવણ ભરી મૂક્યું એટલે એવો સદગુરુ જે શ્રોત્રિય હોય શ્રોત્રિય એટલે અનેક શાસ્ત્રોનું અધ્યયન શ્રવણ કર્યું હોય અને બ્રહ્મનિષ્ઠ એટલે જેને અંદર પર બ્રહ્મ અને પરબ્રહ્મનો સાક્ષાત્કાર કર્યો હોય એના થકી શાસ્ત્રને જો કોઈ શ્રવણ કરે તો એ શાસ્ત્ર કલ્યાણપ્રદ થાય નહીતર તો મહારાજ કે ભાગવત અને ગીતા પણ મોક્ષ માર્ગેથી પાડી નાખે એવી વસ્તુ બને તો વચનામૃતમાં હું હમણાં તાજો દાખલો આપું મને હમણાં એક વ્યક્તિએ એક પુસ્તક આપ્યું મને કે આ જરા જોઈ લ્યો તો તો એમાં ધ્યાન અંગે નિરૂપણ હતું તો એ એમાં એવું થયું કે એમણે પોતાના ગુરુ એ ગુરુનું નામ લખ્યું ને એમ ટાંક મારી કે ધ્યાન કરીએ ત્યારે આ આપણા જે ગુરુજી છે એ આપણો આત્મા છે એમાં પરમ પરમાત્મા નારાયણ વસ્યા છે એ ભાવથી ધ્યાન કરવું હવે પાછો વચનામૃત નંબર ટાંકે વચનામૃત ગરડા પ્રથમનું વીસમું હવે ક્યાં એ વાત છે અજ્ઞાનીમાં અજ્ઞાની કોણ એની વાત ચાલે છે અને એમાં આ સંદર્ભ ટાંકી અને વચનામૃતનો નંબર મારી દીધો અને ગુરુ એ આપણો આત્મા એમાં ભગવાન બેઠા છે એમ માનીને ધ્યાન કરવું ભાઈ આવી રીતે નાક શું કામ પકડાવો છો પણ હું એમ કહું આમ સીધું પકડાય છે ત્યાં સુધી આમ કરવાની છે જરૂર છો પણ તમને પણ એ આમ પકડાવે કારણ કે વિશિષ્ટતા કહેવાય ને વિશિષ્ટતા હોય એને લોકો જોવા આવે સરઘસમાં લોકો જો સર્કસમાં લોકો જોવા શું જાય છે કયો સરળ રીતે વાંદરો નીકળ્યો ક્યાં કોઈ જોવે છે પણ વાંદરોના બે ત્રણ છલાંગ ઉટાંગ ઉટાંગ મારતો હોય તો લોકો જોવા જાય કેમ એ વાંદરો સિગરેટ પીએ છે વિશિષ્ટતા છે એમ આવા કોઈ સદગુરુ આમ નાકેથી સિગરેટ પીવે લોકો એને માને એટલે વચનામૃતને થોડો સદગુરુ મુખથી શ્રવણ થાય એ અતિ આવશ્યક ગોપાળાનંદ સ્વામીએ મહારાજ અંતરહિત થયા પછી વચનામૃત ઉપર કથા શરૂ કરી વડતાલમાં તો સંતો શ્રવણ કરતા કરવા આવતા એમાં નિત્યાનંદ સ્વામીને ખ્યાલ આવ્યો અને નિત્યાનંદ સ્વામીને કોઈ કીધું તો નિત્યાનંદ સ્વામી એમ કહ્યું કે ભાઈ બાપ બોલી ગયો એમાં બાકી શું છે કે હવે એના ઉપર કંઈ બોલવા જેવું રે બસ બોલી ગયો એ એમની ખુમારી હતી પણ ગોપાળાનંદ સ્વામીની દ્રષ્ટિ થોડી બીજી રીતની હોય કારણ કે એના ઉપર સત્સંગની ધૂરા મૂકીને આપણો બાપ ગયો હતો એટલે એને ખબર હોય કે મારે હવે કેમ થોડુંક આગળ વધારી દેવું તો એમણે એની કથા શરૂ કરી નિત્યાનંદ સ્વામી ન આવ્યા પણ એક દિવસ એવું બન્યું અહીંયા તો દિવસો કથા થતી એક દિવસ નિત્યાનંદ સ્વામીને ત્યાંથી નીકળવાનું થયું ત્યારે ગોપાળાનંદ સ્વામી વચનામૃત સમજાવતા હતા ત્યારે નિત્યાનંદ સ્વામીને થયું અરે આ વાતનો આવો અર્થ શું વાત છે ધીરેથી પાછળ આવીને બેસી ગયા ખબરે ના પડી અને છેક સુધી સ્વામીની વાણી સાંભળી તો એમ થઈ ગયો વાહ હા હા ઊભા થઈને તરત ગોપાળાનંદ સ્વામી પાસે ગયા સ્વામી હું ભૂલો ભૂલો પડ્યો હું ભૂલો પડ્યો સ્વામી મહારાજે કહ્યું છે પણ આવા ભાવથી કહ્યું છે ને આવું સમજે ત્યારે બળ પ્રગટે એ તો આજ સમજાણું સ્વામી હવે રોજ દિવસમાં બે વાર કથા કરો અને તમામ સાધુ આવે એવું હું બધાને આજ્ઞા આપું અને વચનામૃતની ત્યારથી કથાનો એવો પ્રારંભ થઈ ગયો તો સદગુરુની જરૂર પડે નહીતર મુશ્કેલી થાય અમદાવાદમાં એક જણો સાયકલ રાતે નીકળ્યો તો ત્યારે એવો કાયદો કાઢેલો કે કોઈ પણ સાયકલ એ લાઇટ વગર નહીં નીકળવાનું તે પેલો એક જણો નીકળ્યો પણ હવે લાઇટ ન મળે તેમાં તરત વચ્ચે ક્યાંક ચાર રસ્તા જેવું કંઈક આવ્યું છે ઠોલો ઉભો હોય છે તેમણે અટકાવ્યો એ ઠોલો ઠોલો પોલીસ કર્તવ્યમાં જરાય હાવ પોલા એ અને પોતાના કર્તવ્યમાં પૂરા એનું નામ પોલીસ તો આ ઠોલો ઉભો હતો કે લાઇટ કેમ નથી સાયકલ ઉપર અરે સાહેબ કે પાવર હાઉસ બંધ છે એમ કે જવા દે લે હવે ઈ ઇલેક્ટ્રિક પાવર હાઉસ ને આ સાયકલની લાઇટ ને શું લેવા દેવા છે આ મૂર્ખો કે જવા દેતો વાંધો નહીં લાઇટ જ બંધ હોય પછી કેવી રીતે થાય કે આ એક રસ્તો તો પાર કરી ગયો ત્યાં બીજે રસ્તે આવ્યો ન્યાય પોલીસ ઉભો થાય ઉભરે ઉભરે થાય ઉભરે ક્યાં ગાશ્યું એને ખબર પડી ગઈ કે આ જરાક તેજ વાળો છે એટલે નીકળી જાવ ઓલે પકડી પડ્યો હા લાઇટ કેમ નથી એટલે આ ઓળખી ગયો જે રીતે બોલે છે એ રીતે આને કહેવાય એમ નથી પાવર હાઉસ બંધ છે મારી મારીને તોડી નાખશે એટલે કે સાહેબ ભૂલ થઈ ગઈ ઉતાવળમાં હતો ને મારે એક જગ્યાએ મળવા જવું હતું ને આમાં નખાવામાં રહી ગયું ઘેર લાવેલી જ પડી છે પણ બે સ્ક્રૂ મારવાના રહી ગયા મહેરબાની કરો મને છોડી દો ના કાયદો છે હાલ પોલીસ ચોકી હાલ પોલીસ ચોકીએ લઈ ગયો હવે એ વખતે એના મોટા પોલીસ ઓફિસર પીએસઆઈ જે કયો તે એ મિટિંગમાં એટલે હવે ત્યાં કેમ જવું એટલે એને ખબર મોકલાવ્યા અંદર પટ્ટાવાળા દ્વારા કે સાહેબને કહો કે આવી રીતે એ ગુનેગાર પકડ્યો છે ને આ લાઇટનો પ્રોબ્લેમ હતો એ રીતે તો શું કરવું એ મને લખી મોકલે એટલે સાહેબે તરત ફટફટ લખી નાખ્યું ઉસકો રોકો મત જાને દો ઉસકો રોકો મત જાને દો મારી મીટિંગ પૂરી થઈ એક જ વાક્ય લખ્યું ઉસકો રોકો મત જાને દો હમણાં મીટિંગ પૂરી થઈ જાય પછી સંભાળી લઈ તો ઓલાને હાથમાં એક કાગળ આવ્યો એને આમ વાંચ્યું ઉસકો રોકો મત જાને દો વાંચવાનું હતું ઉસકો રોકો મત જાને દો તો આણે એવું વાંચ્યું ઉસકો રોકો મત જાને દો કાઢી મૂક્યો એને અને ઓલો એટલો ભાગશાળી મારો નીકળી ગયો એટલે ક્યાં અલ્પ વિરામ છે ક્યાં પૂર્ણ વિરામ છે એ એ જાણતલ વગર તો કંઈ ખ્યાલ આવે નહીં નહીતર જે રાખવાનું હોય એ નીકળી જાય કાઢી નાખવાનું હોય રહી જાય એટલે અવશ્યપણે સદગુરુની જરૂર પડે હવે એક થોડીક બીજી વાત કે વચનામૃતની આવી વાણી છે તો એટલી બધી દિવ્ય છે કે ન સમજાય તો પણ આનો જો કોઈ પાઠ કરે તો તમામ જન્મ જન્મના પાપ બળીને ભસ્મ થઈ ન સમજાય ને કોઈ શ્રવણ કરે અનંત જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય ઘરમાં આ ગ્રંથ રાખે અને એની સવાર સાંજ પૂજા કરે સાક્ષાત ભગવાનની પૂજા કર્યાનું ફળ પ્રભુ એને અર્પણ કરે આટલો એ દિવ્ય ગ્રંથ છે આને થૂકથી આંગળીથી પત્તા ન ખોલાય આને જ્યાં ત્યાં રખડતો ન મુકાય આને આલમારીમાં ઘોસાડી ન મુકાય ઊંદડા મૂતરી જાય ત્યાં ન રખાય આને એવી જગ્યાએ રખાય એને સવાર સાંજ એની રીતે પઠન થાય અથવા પૂજન થાય આવો આ દિવ્ય ગ્રંથ છે કચ્છમાં એક બાપાજી છે એને ખોટા કોઈ કારણસર એવું થયું કે એના ઉપર આરોપ આવ્યો અને પોલીસ પકડી ગઈ જેલમાં ગાલી દીધા હવે વાંક ગુનો બીજાનો બાપા વર્યા ભોળા ભટા હવે બને એવું કે જો જેલ થાય તો એને એક વર્ષની કડી સેલ જેલની સજા થાય બાપાને કાંઈ ખબર પડે નહીં પણ જેલમાં જવાનું થયું એટલે પછી એમણે કીધું મારે બીજું કાંઈ નથી જોતું મારા બાપા મને મારું વચનામૃત લાવી દો એટલે વચનામૃત આપ્યું બસ બાપા બેસી ગયા વચનામૃતનો પાઠ કરવા માટે સવાર સાંજ સવાર સાંજ રાત બસ અખંડ ભગવાનનો વચનામૃતનો પાઠ અને જે ગુનામાં એને બિચારાને સલવાઈ જવાય એવું હતું એ ત્રીજે દિવસે મુક્ત થઈને બહાર નીકળી ગયો બસ મારો આધાર છે આવા નાના મોટા તો કોઈ પ્રસંગોનો કોઈ પાર નથી પણ એનાથી એક બહુ જ મીઠો પ્રસંગ કહીને હું આજની ભૂમિકાને પૂરી કરીશ તો આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજ એમના ગુરુ પુરાણી ગોપીનાથ ગોપીનાથદાસજી સ્વામી એમના ગુરુ પુરાણી ધર્મ સ્વરૂપ દાસજી સ્વામી ભોળા સાધુ ધર્મના અવતાર એવા સાક્ષાત્કારી પુરુષ મહારાજ એમની સાથે વાતો કરે એવા દ્રઢ સંત જાજુ ભણેલા નહીં એક વચનામૃત જ વાંચી શકે બ્રહ્મનિષ્ઠ પૂરા શ્રોત્રી નહીં પણ સદગુરુ પૂરા એ રીતે તો એમને એવું થયું કે બસ હવે તો મારા શિષ્યો પણ તૈયાર થઈ ગયા છે મંડળો બરાબર ચલાવે છે સત્સંગ સચવાય છે અને હવે હું વૃદ્ધ થયો મારું કાર્ય પૂરું થયું હવે આ લોકમાં રહેવાનું શું સુખ છે મહારાજ ધામમાં તેડી જાય ત્યાં પરંપરાથી એવું સાંભળ્યું કે વચનામૃતના સો પાઠ કોઈ કરે તો એને મહારાજ એક સો પાઠ પૂરા થાય મહારાજ આવીને તેડી જાય એટલે સ્વામીને સંકલ્પ થઈ ગયો કે હવે આ વચનામૃતના સો પાઠ પૂરા કરવા સમી ખોલતા ખોલતા ઉના ગામ છે ને એ ઉનામાં એમને ત્રણ વર્ષનો વારો આવ્યો અને સ્વામીને થયું કે બસ લ્યો અહીંયા મોકો છે એટલે આપણા સંતો કથા વાર્તા કરશે આજુબાજુ ગામડામાં ફરશે અને હું નિરા આ વચરાવરના પાઠ પૂરા કરી અને મહારાજના ધામમાં ચાલ્યો જાઉં તે સ્વામીએ પાઠ ઉપર પાઠ શરૂ કરી દીધા કોઈ સંતોને ખબર નથી અઠાણું પાઠ પૂરા થઈ ગયા કેટલા અઠાણું પાઠ પૂરા થઈ ગયા એમાં એમને સ્વામીને હરખ થયો હવે તો બે જ પાઠ બાકી છે કાલ પૂરા થઈ જશે મારો બાપ તેડવા આવશે અને હું તો અક્ષરધામમાં બિરાજી જઈશ આવો ઉમંગ એટલે એમના એક શિષ્ય અક્ષરપ્રિદાજી સ્વામી એમને વાત કરી અક્ષરપ્રિદા તો કે હા ગુરુ બોલો સ્વામી તો કે હવે અઠાણું પાઠ થઈ ગયા છે બે પાઠ બાકી છે હવે હું ધામમાં જવાની તૈયારી થઈ ગઈ છે અરે પણ સ્વામી તમે અમને છોડીને આમ ચાલ્યા જાઓ એ કેમ ચાલે આપણે કાંઈ કરવું નથી અને એમણે જૈન તરત પુરાણી ગોપીનાથ દાદી સ્વામીની વાત કરી કે સ્વામીએ મને આવું કહ્યું બે પાઠ બાકી છે હું ધામમાં ભયો જવાનો છું પુરાણી સ્વામીને ફાળ પડી કે ભાઈ અમારી સાથે રહે એ બહુ મોટી વાત છે જેમ કે જોગી સ્વામી છે કાંઈ નહીં બેઠા દર્શન આપે તો એ જૂની પેઢીની જૂની મૂડી છે જેને નરખવા હોય નિરખો ને પરખવા હોય ને પરખો અને અવગુણ લેવાય ને અવગુણ લ્યો પાપના ભાતા બાંધો તો એ સંત વયા કેમ એટલે પુરાણી ગોપીનાથ ગોપીનાથદાસજી સ્વામીએ એ વચનામૃતની પ્રત લઈ સંતાડી હતી એટલે સ્વામી જ્યાં પાછા ઠાકોર જમાડીને કેમ આવ્યા છે એટલે ગ્રંથ ગોતે પણ ક્યાંય મળ્યો નહીં એકબીજાને પૂછ્યો પણ ક્યાં ગયો ક્યાં ગયો હવે આ પોતે જ ઉઠાવી ગયા એમાં ક્યાંથી મળે એટલે ખૂબ વિનંતી કરી ભાઈ મારી પ્રત ખોવાઈ ગઈ છે ને લાવી આપો અમને ખબર નથી અમને ખબર નથી પુરાણી ગોપીનાથ દાસજીને બોલાવ્યા પુરાણી મારી વચનામૃતની પ્રત મને લાગે છે કે તમે ગુમ કરી હોય તો મને આપી દો ને મારે હવે અહીં નથી રહેવું રોઈ પડ્યા કે સ્વામી તમને અહીં શું દુઃખ છે અમારા માટે સત્સંગ માટે રોકાવ અને હવે આપણે વચનામૃત નથી વાંચવું હું પ્રત નહીં આપું હવે આંખે દેખાતું ઓછું થઈ ગયું છે અને તમે આમાં વધારે વધારે આંખો પરોવી રાખો એ નુકસાન થાય એટલે હવે વાંચવું નથી બસ માળા કરો હું તમને વ્યવસ્થા બધી જે કયો કરી દઉં પણ માળા ફેરવવાની બસ વચનામૃત નહીં વાંચવાનું એ હું ગ્રંથ નહીં આપું ધરાર આપ્યો નહીં હવે એમાં ગામડે જવાનું થયું એટલે ગામડે ગયા એટલે પાછળથી આ સ્વામી ગોતે પણ જડે નહીં એ મૂક્યું હોય એ રીતે ને એમાં કોઈક મહેમાનો હરિભક્તો ઉના આવ્યા એમાં એને રાત્રે પાગરણ આપવા માટે સ્વામીએ પટારો ખોલ્યો તો પાગરણ આપતા આપતા છેલ્લે તળિયેથી ગ્રંથ નીકળ્યો સ્વામી ખુશ થઈ ગયા લ્યો અને એ પરત ગ્રંથ લઈ અને બેસી ગયા પાઠ કરવા સવારે ઉઠ્યા અક્ષરપરિદાસ સ્વામી ત્યાં જોયું ત્યાં તો ગુરુ પાઠ કરે કે વચનામૃત હાથ આવી ગયો મૂળ મુદ્દો પકડાઈ ગયો લાગે છે એટલે તરત જ એમણે માણસ દોડાયો કે જાઓ પુરાણી સ્વામીને કયો કે આ સ્વામીએ પ્રત હાથ કરી લીધી છે એટલે તરત જ પુરાણી સ્વામી દોડતા આવ્યા વળી પાછો ગ્રંથ હાથમાંથી લઈ લીધો પગે લાગ્યા ના મા બાપ આપણે વાંચવો નથી માળા જ કરો તો કે ના પુરાણી શું કામ મારા ઉપર આવું કરો છો દયા કરીને મને આપી દો તો કે સ્વામી તમે અમારા ઉપર દયા ખાતર તમારે વાંચવું નથી તમે માળા કરો બસ વળી ગ્રંથ લઈ લીધો વળી ક્યાંક સંતાડી દીધો એમાં એક બીજા ગામના હરિભક્તો આવ્યા ને એમણે કીધું કે સંતો ચાલો એટલે ધર્મ સ્વરૂપ સ્વામીએ પુરાણી સ્વામીને કીધું કે જાઓ પધારો ગામડામાં જઈને ભક્તોને રાજી કરો તો કે હું જાઉં તો ખરો પણ મારો જીવ અહીંયા રહે છે તમે મને છોડીને ધામમાં યાદ આવો મેં એક બે વાર તમારો ગ્રંથ સંતાડ્યો એટલે તમને એમ હોય કે પુરાણી છેટો રહે અને હું ધામમાં વયો જાઉં તો મારે આખી જિંદગી પસ્તાવાનો કોઈ પાર ન રહે એટલે મારે જવું નથી હું ગામડા પછી આખી જિંદગી ફરીશ પણ હું તો અહીંયા રહીશ તો સ્વામી કે જા ગામડે જા તને છોડ્યા વગર ધામમાં નહીં જાઉં બસ જા તને એમ મૂકીને નહીં ગયો જા વચન તો કે હા વચન જા અને પછી પુરાણી સ્વામી ગામડે ગયા એમાં વળી પાછો કામકાજ કરતા કરતા કરતા સ્વામી તો તત સતત નજર જ રાખતા હોય તો જે નેવા પડતા હોય પાણીના દદડના એના જે ખાળિયા નાખ્યા હોય એ ખાળિયાના આડહરમાં આ વચનામૃતની ગ્રંથની પ્રત સંતાડેલી એ સ્વામીના હાથમાં આવી ગઈ ઉપાડી લીધી માછા બેસી ગયા પાઠ કરવા વળી ખબર મોકલી કે સ્વામી પ્રત હાથમાં આવી ગઈ એ દોડતા સ્વામી આવ્યા હવે તો એક પાઠ બાકી છે બસ પુરાણી સ્વામી પાછા આવ્યા વિનંતી કરી પગે લાગ્યા પણ ત્યારે એમ કીધું કે હવે તમે બધી રીતે કુશળ છો યોગ્ય છો હવે મને રજા આપો અને પછી એમને કહ્યું સારું ગુરુ રાજી રહેજો અમારા કોઈ અપરાધ થયા હોય તો માફ કરજો વહેલા વહેલા મહારાજને લઈને તેડવા આવજો તમે પાઠ કરી લ્યો છેલ્લી એમણે પૂજા કરી અને ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ એ વચનાવ્રતનો છેલ્લો પાઠ કર્યો અને તુરત જ ઉનામાં દેહ ત્યાગ કરી અને મહારાજના ધામમાં ચાલ્યા ગયા તો આવું આ એક અદ્ભુત ગ્રંથ આ શાસ્ત્ર આજે પણ કોઈને ધામમાં જવાની ઈચ્છા હોય તો સો પાઠ કરે અને છૂટી શકે છે પણ કોઈ છૂટવા માંગતું નથી કદાચ સો નવાણું થઈ ગયા હોય અને એક બાકી હોય તો દસ વર્ષ પેન્ડિંગ રાખી મૂકે પણ પૂરો ન કરે એવા અત્યારના તો ખતર ના કરી ભક્તો છે અને સંતોમાં એવું છે એને આપણે કઈક ધામમાં જવું ના હજી તો સત્સંગનો પ્રચાર કરવો છે મારો પ્રચાર કરવો છે એમ ના કે સત્સંગનો બહુ પ્રચાર કરવો છે પણ મૂળ વાત છે આપણે ઉડાડી નથી દેવી પણ આવું અદભુત શાસ્ત્ર આજે આપણા હાથમાં છે જે કાંઈ થોડીક બાબતો સમજવાની હતી આજે રજૂ કરી છે અને હવે આ ભૂમિકા રૂપ ગણાય ગ્રંથના મહાત્મ્ય રૂપ ગણાય એટલે પ્રથમ કહેવું જ જોઈએ તો એ આજે થોડી વાતો થઈ છે ઘણું આના ઉપર તો કહી શકાય એવો ગ્રંથ છે પણ અહીંયા આ દિવસે પૂરું રાખીએ છીએ અને હવે આવતા રવિવારથી પહેલું વચરામૃત આપણે લઈશું અને એના ઉપર જેવું ભગવાન સુજાડે એવું આપણે કંઈક બોલીશું સહજાનંદ સ્વામી મહારાજની